જય સ્વામિનારાયણ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે પ્રાપ્તે સંત ક્ષતિ દુઃખુયા કરણે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે સત્સંગત્વે નિસંગત સંગત્વે નિરમોહત્વમ નિરમોહત્વે નિશ્ચલચિતમ નિશ્ચલચિતે ગોવિંદમ ભજ મૂઢમતે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે શ્લોક ચાલે છે સત્સંગત્વે નિસંગત્વમ સત્સંગ કરવાથી અસંગતા આવે છે અનાશક્તિ આવે છે અને જ્યારે જીવનમાં અનાશક્તિ આવે ત્યારે નિર્મોહીપણું આવે નિર્મોહીપણું આવે એટલે ચિત્ત નિશ્ચલ અચલ થાય સ્થિત પ્રજ્ઞા થાય અને જ્યારે પ્રજ્ઞા સ્થિર થાય ત્યારે જીવન મુક્તિ જીવતા જ મુક્તિનો અનુભવ આ બધો પ્રતાપ સત્સંગનો છે એવો જે મહિમાવંત સત્સંગ એ શું એ આપણે સમજવાની કોશિશ કરીએ છીએ આપણા સૌના મનમાં એક રૂઢ થઈ ગયું છે કે સત્સંગ એટલે કાં તો કથા વાર્તા સાંભળવી અને કાં તો કોઈ સાધુની પાસે થોડી વાર બેસી આવવું પણ એટલો જ સત્સંગનો અર્થ શાસ્ત્રોમાં નથી સત્સંગ એટલે જેમાં પાંચ શરત પૂરી કરીએ તો સત્સંગ છે પાંચ કઈ શ્રવણ સહવાસ સેવા સ્નેહ અને સમર્પણ શ્રવણ સહવાસ સેવા સ્નેહ અને સમર્પણ પાંચ જ્યારે સંત સાથે સાધુ પુરુષો સાથે ભગવાનના એવા એકાંતિક ભક્ત સાથે આપણે જોડીએ ત્યારે સત્સંગ થયો કહેવાય આમાંથી એક પણ ઓછી હોય તો હજી સત્સંગ પૂરેપૂરો નથી ત્યારે જે કેવળ શ્રવણ કરીને અટકી જાય ઘણું બધું કાચું તમે કોઈ પણ દર્દ થયું હોય અને એનો પૂરો કોર્સ એન્ટીબાયોટિક્સ હોય એનો ન કરો તો એટલો ફાયદો ન થાય રાજરોગ હોય ગંભીર રોગ હોય તો દવાનો પૂરો કોર્સ કરવો પડે આ થોડું શરદી માથું દુખી ગયું હોય ને એકાદ ટીકડી લઈ લો પૂરું થઈ જાય પણ ચીકણો રોગ કાઢવો હોય તો પૂરો કોર્સ કરવો પડે એમ જન્મ મરણ ગર્ભવાસ લક્ષ ચોરાસી એના જેવો કોઈ ચીકણો રોગ નહીં એ જ્યારે કાઢવો હોય ત્યારે આ પાંચ ટેબ્લેટનો પૂરો કોર્સ કરવો પડે <laughs> તો શ્રવણ વિશે સાંભળ્યું સહવાસ વિશે સાંભળ્યું સેવા વિશે સાંભળ્યું હવે આજે થોડું સ્નેહ વિશે સાધુ સંતોમાં સ્નેહ સ્નેહ તો શ્રવણમાં પણ જોઈએ હેત વગર આપણે કોઈને સાંભળીએ વક્તામાં સહેજ પણ હેત ન હોય અને સાંભળીએ તો કોઈ અસર નહીં થાય કદાચ થોડી માહિતી મળશે બે દ્રષ્ટાંતો મળશે ઇન્ફોર્મેશન જેને કહે છે પણ નોલેજ કે વિઝડમ નહીં આવે જ્યારે કોઈને હેતથી સાંભળીએ ત્યારે એ શ્રવણ દિવ્ય ઔષધિ બની જાય કોઈ પણને આપણે સાંભળતા હોઈએ ત્યારે સ્વાભાવિક હેત હોય તો અસર થાય સહવાસ એટલે બીજું સાથે રહેવું કોઈની સાથે હેત વગર પણ રહી શકાય અને હેત સાથે પણ રહી શકાય જેમ શ્રવણ હેત વગર પણ થાય અને હેત સહિત પણ શ્રવણ થાય વક્તા પ્રત્યે નફરત ભરી હોય તો સાંભળી તો શકાય ને ઘણા આવતા હોય ચલો જોવા તો જઈએ એ વળી શું નવીન કહી દે છે અથવા તો શું બધાને ઉઠા ભણાવે છે તો હેત વગર સાંભળી પણ શકાય હેત સાથે પણ સાંભળી શકાય હેત સાથે પણ સાથે એટલે કે સહવાસ કરી શકાય અને હેત વગર પણ સહવાસ થઈ શકે સેવા પણ હેત વગર પણ થઈ શકે કોરા સૂકા લુખા મનથી મજબૂરી હોય ઘણા કારણો હોય અને હેતપૂર્વક સેવા થતી હોય તો એ સેવા પરમ ઔષધ થઈ છે સ્નેહ બધામાં જોઈએ આમે સત્સંગનો અર્થ સ્નેહ જ છે સંસ્કૃતની અંદર સંગ શબ્દનો અર્થ આસક્તિ હેત સત્પુરુષોમાં આસક્તિ હેત એનું નામ જ સત્સંગ આ મૂળ સંસ્કૃત અર્થ સત્સંગત્વે નિસંગત્વ એમાં સંગ એટલે શું છે આસક્તિ છે નિસંગતા એટલે અનાસક્ત સંસ્કૃત ભાષામાં સંગ એટલે આસક્તિ હેત એટલે સત્સંગનો અર્થ શું થયો સત્પુરુષોમાં હેત સ્નેહ એટલે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે વાતો તો આપણે વાંચતા હોઈએ પણ અટકતા નથી હોતા સ્વામીએ સત્સંગનો અર્થ કયો સત્સંગ એટલે શું તો કે સાધુમાં હેત આત્મબુદ્ધિ એ જ સત્સંગ સાધુ સંતોમાં સાધુ સંતો શબ્દ આવે એટલે કોઈ ભગવા કપડા એવું છે નહીં ધોળે કપડે કોઈ સત્પુરુષ સાધુ પુરુષ હોય એમાં હેત એ જ સત્સંગ ઘણા એકબીજાને આમ બથમાં ગાલીને મળતા હોય પણ અંદરથી તો અંતરથી લાખો ગાઉ છેટા હોય રાજકારણીઓ સ્ટેજ ઉપર <laughs> વિરોધી પક્ષના હોય તોય પણ અંદરથી તો ઘણા દૂર હોય એમ નિકટ અંતરનો હેત એ જ સત્સંગ કોઈ અંતરાય ન રહે એવું હેત ગુણાતીતાનંદ સ્વામી એક જ વાક્યમાં બસ સાધુઓમાં આત્મબુદ્ધિ આત્મબુદ્ધિ એટલે પોતાના દેહમાં અને પોતાના દેહના સંબંધી એમાં જેવી મારાપણાની બુદ્ધિ છે એ આત્મબુદ્ધિ કહેવાય સામે જેમાં આત્મબુદ્ધિ કે હેત છે તો એના દુખે દુઃખી થાય ને એના સુખે સુખી થાય એનું નામ હેત કહેવાય એવું હેત અંગૂઠાના નખમાં વાગ્યું હોય ને તો એ આખી રાત ઊંઘ ના આવે આને હેત કહેવાય નહીતર આપણે એમ સુઈ જઈએ તો અંગૂઠાન છે ને મારે શું લેવા દેવા છે આ આત્મબુદ્ધિ છે હેત છે અણુ અણુથી જોડાયેલું છે સાધુ સંતોમાં હેત આત્મબુદ્ધિ એ જ સત્સંગ બસ હવે એ ન હોય તો સત્સંગ નથી શું વાત કરવી હવે આપણે ફાંફા મારીએ ને જી સત્સંગ કરીએ છીએ સત્સંગ કરીએ છીએ શું કરીએ છીએ જોજનો ગાવ દૂર હોઈએ છીએ આપણે સંતો ભક્તોથી હેત વગર બધો સહવાસ કહેવાય સહવાસ કેવો ગુણાદિત્યાનંદ સ્વામી કહે આ મંદિર છે તો મંદિરમાં ગૌશાળા છે તો ગૌશાળામાં ગાયો છે બળદ છે ભેંસો છે વાછડા છે બધું છે તો એ બધા સાધુ ભેળા જ રહ્યા કહેવાય ને એવી રીતે હેત વગર જે સાધુઓ સાથે રહે છે એ જેમ પશુઓ રહે છે એવી રીતે રહ્યા કહેવાય હેત હોય તો સત્સંગ છે આ છાત્રાલય છે આપણે એમાં અઢીસો ત્રણસો છોકરા હોય સહવાસ બધાને છે પણ હેત તો બે ત્રણ જણાને બે ત્રણ જણાને એમ જ હોય ને પોતપોતાનો ફ્રેન્ડ સર્કલમાં અને એને જેની જેની સાથે હેત હોય એ એકબીજાના કપડાં વાપરે એકબીજાના પૈસા વાપરે એકબીજાના પૂછા વગર નાસ્તો કરી જાય બધું બધું હેત હોય તો થાય કોઈ સાજો માંદો થયો હોય તો એની સેવામાં કયા વગર ખડે પગે રહે રાત્રે જાગે દવાખાને જાય આટા મારે ટિફિન આપે ભોજન આપે બધું આપે પોતાના ખિસ્સામાંથી તરત કોઈ બ્લડ ટેસ્ટ હોય એના પેમેન્ટ કરી દે એ તે કરીને બધું થાય ફ્રૂટ્સ લઈ આવી દે બધું કરે હેત ન હોય તો ન થાય એટલે વળી ગુણાતીતાનંદ સ્વામીને યાદ કરવા પડે સ્વામી કહે જો સાધુમાં હેત હોય તો ત્રણ વસ્તુ હોય જ હેત હોય તો દર્શન શ્રવણ અને સેવા જેનામાં હેત હોય એના દર્શન વગર રહી ન શકે જેનામાં હેત હોય એની વાતો સાંભળ્યા વગર એના મુખેથી વાણી સાંભળ્યા વગર રહી શકાય નહીં જેમાં હેત હોય એની સેવા કર્યા વગર રહી શકાય નહીં આ ત્રણ વસ્તુ જો હોય તો સમજવાનું કે આપણને સંતોમાં હેત છે આ તમારે ગ્રહસ્થ હોય એમાં તમારા તો દીકરા હારે હેત હોય પણ સૌથી વધારે તમે દુનિયામાં જુઓ દીકરાના દીકરા હારે દાદાને જે હેત હોય ગજબનું મૂડી કરતા વ્યાજ જેમ બહુ વાલું એમ દીકરાના દીકરાને તમે જુઓ એ દાદા છે બસ એને ટીનિયો જોઈએ જ કાંઈ હોય એટલે કે ટીન્યા ઓ ટીનિયા આખો દિવસ એ ટીનિયાને ટમટમ ટમટમ ટમટમ ટમટમ જોયા જ કરે ધરાય જ નહીં દાદા જોતો ભાન ભૂલી જાય તમારે એ ટીનીઓ ખભા ઉપર ચડે ને મૂછો તાણે નાક તાણે કાન તાણે પેટમાં પાટુડી મારે પાઘડી ઉડાડી નાખે ટોપી ઉડાડી નાખે તોય ટીનીઓ ટીનીઓને પાછો આખો દિવસ અને રોજ આમ જ ચાલે ટીનિયાને જોયા વગર એને દિવસ જાય છે હે આને હેત કહેવાય આપણે તો સાધુ સંતો સામા મળ્યા તો ભલે ને જય સ્વામિનારાયણ ક્યાં જોવાનું દર્શન નહીં કેવી તાલાવેલી હોય તો હેત નથી અને ટીનીઓ બોલ્યા જ રાખતો હોય તો એ દાદા બસ સાંભળ્યા જ રાખે છોકરું તો થાકે નહીં બોલ્યા પાપા આ શું છે બાબા આ શું છે એકની એક વસ્તુ દસ વાર પૂછે અને દાદા કાલા કાઢતો હોય સાહેબ એની વાતો તમે જો સાંભળો ને હમણાં તો નથી એક બાપા દેખાતા દીકરાને દીકરાને લઈને આવે ઘણી વાર અરે પણ તમે જુઓ એ ઓલો હાલી શકે નહીં પણ એવો દોડે એની પાછળ કોકનો વળી રૂડો ટીન્યો હોય નહીતર તો જોયો હોય તો ત્રણ દી તાવ આવે હોય પણ તોય એને એનું મોઢું જોયા વગર દાદાને ચેન પડે નહીં એની વાત સાંભળ્યા વગર ચેન પડે નહીં આને હેત કેવાય ભગવાન સંબંધી હેતની જ્યાં જ્યાં શાસ્ત્રોમાં વાત આવી છે ને ત્યાં આવું જ બધું બતાવ્યું છે લૌકિક દ્રષ્ટાંત હતી બે ચાર મહિના પહેલા આપણે ભૂતપૂર્વ વિદ્યાર્થી તો એનો દિવસે ફોન આવ્યો છે મારા ઉપર મોબાઈલમાં તો હું નહીં રિસીવ કરી શક્યો પછી સભા છૂટ્યા પછી મને સમય મળ્યો એટલે પછી મેં એને ફોન કર્યો તો અંગે જ બતાવ્યો નવ વાગે પછી સાડા નવે કર્યો તોય અંગે જ આવે દસ વાગે કર્યો તોય અંગે જ આવે સાડા દસે ફરી કર્યો તોય અંગે જ આવે અગિયાર વાગે કર્યો તોય અંગે જ આવે પછી મેં કીધું આ તો કો એક્સિડન્ટ થતું હોય કે ગમે તેમ હવે એને એટલે પછી મેં માથાકૂટ મૂકી દીધી બીજે દિવસેનો ફોન આવ્યો મેં કીધું એટલે તારે મેં તને રાત્રે કેટલા ફોન કર્યા એ મને ખબર છે તમારે પાંચ મિસ કોલ થઈ ગયા તઈ તો મને કે પણ વાત ચાલતી હોય ને પણ મેં કીધું આટલો બધો લાંબો ફોન તો કે તમને ખબર નથી ને હમણાં સગાઈ થઈ આપણે પણ મેં કીધું આટલું બધું લાંબુ મને કીધું સાડા બાર પૂરું થયું ત્રણ ત્રણ સાડા ત્રણ ત્રણ કલાક એ તો રોજનો અમારો ક્રમ હોય અને આવું ક્યાં આવું તો બધા કરે છે કે જેવું એંગેજમેન્ટ સગાઈ થઈ એટલે તરત ગ્રુપ ફોન આવી જ જાય અને થાકે જ ત્રણ ત્રણ કલાક મેં કીધું એલા પણ આ તો ફોનની બેટરી એટલી ન ચાલે કે પછી ચાર્જર જોડીએ ને મેં કીધું આમાં તમને આમાં શું એટલી બધી વાતો હોય તો કે તો તમને શું બતાવવું એને મેં કીધું પણ તમે કંટાળો ન આવે તો કે ના ના કંટાળો શું આવે સમય ક્યાં જાય ખબર ના પડે ઓહો મેં કીધું ભાઈ આટલું બધું હોય તો માથું ચડી જાય મને કે ઉતરી જાય પણ મેં કીધું જો ભાઈ હું હવે મારે તને બીજું આમાં કઈ નથી કહેવાનું પણ ખાસ હકીકત આ છે એમ કે મોબાઈલ છે એ નુકસાન કરે છે તમે સતત કાનથી આમને સાંભળ્યા રાખો તો કાનમાં મને કે નુકસાનીમાં શું થાય કાનમાં મેં કીધું બેહરાશ આવી જાય મને કે સારું બેહરાશ આવી જાય તો પરિણામ પછી આપણે એનું સાંભળીએ જ નહીં તો સુખી રહેવાય જેટલું પછી બૈરાનું સાંભળીએ અને સંભળાય એટલા દુખી પછી બેરા હોય એટલે હે હે કરવાનું જલસા કરવાના પણ મેં કીધું એટલે આ મગજને પણ નુકસાન કરે મને કે મગજ હોય તો નુકસાન કરે ને જેને મગજ હોય એ આવો ધંધો કરતો હશે કોઈ દી એ તો સમજદાર માણસ કહેવાય સમજદાર આમાં પડતો છે પણ ફિલોસોફી હાંકતો જાય પાછો જો તમે આ સ્ત્રી પુરુષના હેતનું જ દ્રષ્ટાંત ભગવાનના સંતોના હેતમાં ભાગવત આદિક શાસ્ત્રોમાં આવે શ્રી વાસુદેવ સ્તોત્રમાં પણ આવે કામાર તસ્કર નટ વ્યસની દ્વિષંત કામી માણસ જેવી રીતે હેત રાખે છે એમ ભગવાનમાં એ તુલસીદાસજી પણ એમ કહે કામી નારી પિયારી જીમી લો વિહી પ્રિય જીમી દામ તેમી રઘુનાથ નિરંત પ્રિય લાગહુ મોહિરામ તુલસીદાસજી યાદ કરે છે કામી માણસને જેમ સ્ત્રી વાલી હોય એમ મને રામ પ્રિય લાગે નારદ સૂત્રમાં પણ એ જ આવે યથા જાર પુરુષા પરણેલા પતિ પત્નીની વાત ઓછી આવે પણ એના દ્રષ્ટાંતો આપે જાર પુરુષો વ્યવિચારી પુરુષો એનું જે અરસપરસ હેતુ હોય છે સંતો કે એમને એવું ભગવાનમાં હેત થાય બધું મૂકી દે ને લાજ શરમ આ તે બધું છોડીને ગાંડા તૂર હોય એમ અમે એમ કે આ બધા લોકની લાજ મર્યાદા શરમ બધું સંકોચ છોડીને અમે ભગવાન અને ભગવાનના ભક્તોમાં પ્રેમ કરીએ એવો ભગવાન અમને તમને અમે આશીર્વાદ આપો કૃપા કરો તો શ્રવણ કેટલું જુઓ હેત હોય તો દર્શન વગર ના રહી શકે પેલા જૂના જમાનામાં તો સંગાઈ સગાઈ થતી એટલે કોઈ કોઈને ત્યાં મળતા નહીં પણ હવે તો એ અઠવાડિયે ચક્કર કાઢતા થઈ જ જાય એટલે દર્શન પણ એવું અને હેત પણ શ્રવણ પણ એવું અને સેવાની તો વાત જ જવા દો ભલે પછી હપ્તા ભરવા પડે ભલે પછી વ્યાજ ભરવા પડે અને અડધી રાતે એમ કે તમે ગરમ ગરમ ભજીયા લઈ આવો તો દોડ્યો એ લઈને પડીકું લઈને હુહ ભર્યો આવે ઠરી ન જવા જ્વાઈ કેટલી સેવા હમ ત્યારે એટલે સેવાની તો વાત જ ન થાય કેવી રાત અને કેવો વરસાદ ને કેવા વીજળીના કડાકા ને કેવી ઠંડી આમ સુસવાટા મારે એમાં એક જણો રાતે દાબેલી લેવા ગયો બોલો દુકાનદારે પછી એને આપી તો ખરી પણ પૂછ્યું તમે પરણેલા છો તો એ વગર કોઈ આવતો છે અત્યારે કોઈ મા એના દીકરાને અત્યારે મોકલે દર્શન શ્રવણ અને સેવા હેત હોય ત્યાં થાય જ અને જો આ ત્રણ વસ્તુ ન હોય દર્શન વગર દિવસો ચાલ્યા જતા હોય સહવાસ વગર સેવા વગર અને શ્રવણ વગર જો દિવસો જતા હોય તો હેત નથી હા તો બહુ સાચી વાત છે એમાં જરાય પેલું નથી આપણે સમઢિયાળામાં રામભાઈ હતા હરિભક્ત અઠવાડિયું પંદર દિવસ થાય ને પછી સાધુ દેખાય નહીં ને બીમાર પડી જાય અને આજુબાજુથી સંતોને ગોતવા જ પડે મળવું જ પડે ત્યાર પછી એની તબિયત સારી થાય વળી પાછો અઠવાડિયું દસ થી પંદર દી થાય એટલે બીમાર થાય કેવું હશે બોલો દર્શન ચૈતન્ય મહાપ્રભુ જગન્નાથપુરીથી નીકળીને નવદ્વીપ જતા હતા વચ્ચે નીલાંચલ પર્વત આવે એ પર્વત ઉપર ગદાધર પંડિત રહેતા હતા ગદાધર પંડિતને એવી પ્રતિજ્ઞા હતી કે હવે જીવનમાં બસ આ પર્વત ઉપર જ રહેવાનું કૃષ્ણનું ભજન કરવાનું વ્રત તપ અનુષ્ઠાન કરે ક્યારેય નીચે નહીં ઉતરવાનું સમાજની વચ્ચે નહીં આવવાનું બસ એકાંતમાં પર્વત ઉપર આવું અનુષ્ઠાન વ્રત લઈને ગદાધર પંડિત ભજન કરતા એ વાત ચૈતન્ય મહાપ્રભુજીને ખબર હતી એટલે થયું કે આપણે જઈએ જ છીએ તો વચ્ચે આ નીલાંચલ પર્વત આવે છે ને ગદાધર પંડિત અહીં વસે છે ને આવું ભજન કરનારો આ જમાનામાં કોણ મળે સાધુ સંતોને જો કોઈ ભજન કરતો હોય તો છે જે ગમે બહુ ગમે કારણ કે અત્યારે નવરો કોણ છે ભજન કરવા ભજનમાંથી પાછા પાડવા વાળા ઘણા મળે હવે તમે રામ રામ કરો એમાં તમને શું વળવાનું છે પ્રાર્થનામાં બે જોડેલા હાથ કરતા કોઈને મદદ કરવામાં હાથ લંબાવેલો હાથ એ શ્રેષ્ઠ છે તો કોણ ના પાડે છે પણ પ્રાર્થના ન કરવી એવું કોને કીધું છે જરા ગાંધીજીમાંથી શીખો સેવા માટે જીવન કશું પણ પ્રાર્થના કોઈ દિવસ ચૂક્યા નહીં તમે ભૂલે ચૂકે મંદિરને પગથિયે ક્યાંય ચડતા નથી એક ને એક વસ્તુ હાંકીએ રાખો છો આ દેશની આઝાદી મળીને એ વખતે જો પ્રાર્થનાથી શરૂઆત થઈ હોત ને તો હાલત ન થઈ હોત જવાહરલાલજીએ તો એકડો કાઢી નાખ્યો પ્રાર્થના ના વેસ્ટ ઓફ ટાઈમ આખા દેશને વેસ્ટ બનાવી દીધું પ્રાર્થના હોય તો સેજે પોતાની સંસ્કૃતિનો જ ભાન રહ્યા તો તો સંસ્કૃતિને ધક્કો લાગે એવા જ સંસદમાં બિલ પસાર થાય છે નામ નથી દેવા વિગતો નથી કરવી તમે વાંચતા હશો કરતા હશો કહેવાતા બધા ભણેલા ગણેલા ખોપડા જ સડી ગયા છે કેમ સંસ્કૃતિ બચે કેમ સંસ્કાર બચે ભજન કરે છે એટલે ચૈતન્ય મહાપ્રભુ એમને મળવા ગયા સામેથી કોઈ સંત સામેથી મળવા આવે ભાગ્ય છે ને ગદાધર પંડિત જોઈને ખુશ થયા મળ્યા બહુ જ્ઞાન ગોષ્ઠી થઈ હતું એનાથી સ્વાગતા કરી પછી પ્રભુજી ઉભા થયા ચૈતન્ય મહાપ્રભુ હવે હું જઈશ પણ ચૈતન્ય મહાપ્રભુ સંતો હોય તો એમના વાતોમાં તો બસ એવું થોડું હોય કે તમે કેમ છે ને પછી તમે કેટલા ક્યાં રોક્યા છે ને હવે શું છે ને કેટલું વ્યાજ આવે છે <laughs> અમે તમે અમને કેટલું દેશો ને એની કઈ થોડી વાત કરતા હોય તો કૃષ્ણના મૃતની જ વાત થતી હોય ગદાધર પંડિત સાંભળતા જાય છે અરસપરસ વાતો થાય છે એની વાતોમાં ને વાતોમાં છેક તળેટીએ ઉતરી ગયા જેનું પ્રતિજ્ઞા ભંગ થઈ ગયો ગદાધર પંડિતનો એની પ્રતિજ્ઞા હતી કોઈ દિવસ મારે પર્વતની તળેટીમાં આવવું જ નહીં અને એ તળેટીમાં આવી ગયા ચૈતન્ય મહાપ્રભુને ત્યારે ખ્યાલ આવ્યો એટલે એમણે કીધું હા હા હા હા પંડિતજી તમારી પ્રતિજ્ઞાનો ભંગ થયો તમે જલ્દી હવે પાછા આવો તમે અહીંયા સુધી આવી ગયા તમારે ન આવવાનું તો વ્રત છે અને ત્યારે ગદાધર પંડિતે કહ્યું પ્રભુજી હું તમને એક વાત કહેવા માંગુ છું બોલો હું ભગવાનને પ્રાર્થના કરું છું આજે સજ્જન સંગો મહાભૂત મને તો નહીં જ પણ કોઈને જીવનમાં ક્યારેય આપ જેવા સત્પુરુષનો સંગ થયો જ નહીં સંગત ન થયો કોઈ સત્પુરુષનો જીવનમાં કોઈ નહીં એવી હું ભગવાનને આજે પ્રાર્થના કરું છું ચૈતન્ય મહાપ્રભુજી અને સાથે બધા હબક થઈ ગયા હેપતાઈ ગયા કા શું માણસ વાત કરે છે ભગવાનના ભક્તો તો સત્સંગનો સંગ માંગતા હોય કે હું પ્રાર્થના કરું છું તમે પણ મારા વતી પ્રાર્થના કરજો કે જીવનમાં મને તો ખરું જ બીજા કોઈને સજ્જન સંગો મહાભૂત આપ જેવા સાધુ પુરુષનો સત્પુરુષોનો કોઈ દિવસ સંગ થજો નહીં જીવનમાં બસ આવી મારી પ્રાર્થના છે કોઈ કઈ બોલી નથી શકતું કે આવી પ્રાર્થના તો કોણ કરે પછી કહ્યું કે કદાચ આ મારી પ્રાર્થના ભગવાન નહીં સાંભળે તો જીવનમાં જો કોઈ સત્પુરુષનો સંગ થઈ જાય યદિ સંગો માં અસ્તુ પુનઃ સ્નેહ જો કોઈ સત્પુરુષનો સંગ થઈ જાય ન થાય એવી પ્રાર્થના કરું પણ જો થઈ જાય તો ભગવાન અમારી વિનંતી સાંભળે કે એ સાધુ પુરુષમાં અમને હેત ન થાય એવા ને એવા રહીએ કોરાન કોરા ગમે એવો સાધુ મળે હેત ન થાય ભગવાન અમને બચાવજે સાધુઓના હેતમાંથી હજી પેલો જે સમાજ સાથે આવ્યો છે એ આમ હબકમાંથી બહાર નીકળ્યા નથી આ શું કહેવા માંગે છે કોઈ સત્પુરુષોનો જીવનમાં સંગ ન થજો અને જો થાય તો એમાં હેત ન થજો માં અસ્તુ પુનઃ સ્નેહ પણ નહીં ભગવાન મારી પ્રાર્થના સાંભળે તો સ્નેહો યદી જો સ્નેહ થઈ જાય તો ભગવાનને પ્રાર્થના કરજો માં વિરહો પછી ક્યારે વિયોગ ન થજો જો મારી ભગવાન પ્રાર્થના સાંભળે એક તો આપ જેવા સત્પુરુષનો સંગ ક્યારે જીવનમાં થાય જ નહીં અને જો થાય તો હેત ન થાય અને જો સ્નેહો યદી જો હેત થઈ ગયું તો પ્રભુજી ભગવાનને પ્રાર્થના કરજો કે ક્યારે વિયોગ ન થાય અને ચોથી વાત બોલ્યા કે યદી વિરહો ને જો વિયોગ થાય તો માં અસ્તુ જીવિત આશા તો શરીરમાંથી પ્રાણ એ જ ક્ષણે ઉડી જાય એવી હું પ્રાર્થના કરું આ એટલું કહેતા કેતા ચોધાર આસુએ રડતા રડતા ચૈતન્ય મહાપ્રભુના પગ પકડીને ચોધાર આસુએ ગદાકર રડવા માંડ્યા એક નાનું બાળક આક્રંદ કરે એમ રડવા માંડ્યા ચૈતન્ય મહાપ્રભુ કે તમારી પ્રતિજ્ઞા પ્રતિજ્ઞા મારી જાય ચૂલામાં પ્રભુજી મારો તો તમે જ નીલાંચલ છો મારું જ તમે તીર્થ છો તમે જ મારું શ્રેય છો તમે જ મારી પરમ પ્રતિજ્ઞા છો મેં પ્રાર્થના કરી એ આપે સાંભળી પ્રભુજી ચૈતન્ય મહાપ્રભુ સમજી ગયા જે આટલો હોય ને એ વિયોગ થતા પ્રાણ મૂકી દેશે એટલે ફરી કહ્યું પ્રાર્થના સાંભળીને તમે જે આટલી ક્ષણોમાં આટલો હેત જોડાઈ ગયો એ માણસ દેહ રાખતો છે અને ચૈતન્ય મહાપ્રભુની નજરમાંથી જાય હેત આને કર્યું કહેવાય લોહ ચુંબક આમ બાયડું નથી ચોંટ્યું નથી અને હેત આ દેહ નહીં રાખે બે ક્ષણ માટે આમ ચૈતન્ય મહાપ્રભુજી સ્તબ્ધ થઈ ગયા હવે કરવું શું વિયોગ આપવો જ પડશે અને જો વિયોગ આપીશ તો આ પ્રાણ મૂકી દેશે માં જીવિત આશા વિયોગ ન થયો જો થાય તો એ જ ક્ષણે દેહ પડી જાય આ મારી પ્રાર્થના છે સમજી ગયા જેને પોતાની પ્રખર પ્રતિજ્ઞા તોડી હોય એ આ પ્રતિજ્ઞા પણ પાળી બતાવે ચૈતન્ય મહાપ્રભુજી દોડીને ગદાધર પંડિતને ભેટી પડ્યા માથે હાથ મૂક્યો પંડિતજી તમને વિયોગ ન થાય એવા જ આશીર્વાદ આપો દળદળ દળદળ આંસુ પડી ગયા શું કહેવા માંગો છો બસ હું તમને કૃષ્ણ પ્રેમ અખંડ આપું છું તમને સતત કૃષ્ણને મારું અહીંયા અસ્તિત્વ સતતનું તમને પ્રત્યક્ષ અનુભૂતિ તમારી પાસે જ રહેશે તમને વિયોગ જ નહીં થાય જ્યાં અહીંથી કૃષ્ણ ક્યાંય ગયો નથી કે અહીંથી હું પણ ક્યાંય ગયો નથી તમારી સાથે અખંડ રહેશું એવી તમને અનુભૂતિ થશે તમે સુખે ભજન કરો અને એવી રીતે જ્યાં બથમાં ઘાટીને ભેટ્યા એ જ ક્ષણે કૃષ્ણનો સાક્ષાત્કાર થઈ ગયો સહર્ષ પછી એમને નીલાંચલ પર ટેકરી ઉપર વિદાય આપી રહ્યા પણ ક્ષણ ક્ષણ ક્ષણ ક્ષણ બસ કૃષ્ણનો પ્રેમ ચૌદિશ જરત મોતી વર્ષા જ હોય એમ ચૈતન્ય મહાપ્રભુ કૃષ્ણના પ્રેમ અખંડ ગદાધર સ્નાન લાવી બસ આમને કહેવાય દર્શન આમને કહેવાય સત્સંગ કહેવાય અને શ્રવણ શ્રીજી મહારાજે તોતેરમા વચનામૃત પ્રથમમાં કહ્યું મન દીધું હોય અને ન દીધું હોય એના લક્ષણ શ્રીજી મહારાજ કે અમે જ્યારે વાત કરતા હોય અમે જ્યારે દર્શન આપતા હોય ત્યારે જેણે મન દીધું હોય એ જો હાજર ન હોય તો એના અંતરમાં અતિશય દાશ થાય અરે રે હું રહી ગયો અરે અરે હું રહી ગયો એમ દિન પ્રતિદિન જેને વાત સાંભળવામાં અને દર્શનમાં જેને હેત વધતું જાય એને મન દીધું છે બધું દેવાય એમાં મન નથી દેવાતું ને મન અર્પણ ક્યાં થાય છે બીજું તો બધું રૂપિયા પૈસા ધન દોલત બીજું બધું અર્પણ થાય મન આપી દેવું સર્વસ્વ આપ્યું પણ કેવું લક્ષણ આપ્યું કે દર્શન અને કથા શ્રવણ વગર રહી ન શકે તો એને એમને મન આપી દીધું છે આ બધું વિચારવા જેવું નથી લાગતું કે પહેલી વાત તો પડાય જીવનમાં આવે એ તો બહુ મોટી વાત છે પણ બે ઘડી શાંત ચિત્યા વિચારવા જેવું નથી કે આપણે ફીફા નથી ખાંડતા હે શું હેત કહેવાય કે શું મન દીધું કે શું સત્સંગ કહેવાય મીટર તો હાવ નાના નાના છે જો કથા વગર રહી ના શકે જેનામાં હેત છે તો સમજ્યા કે બસ હવે કઈક સત્સંગ થયો કંઈક હેત થયું એ આપણે મુક્તાનંદ સ્વામી બાળ વય છે સદગુરુને ગોતવા માટે વાંકાને ધાંગધ્રા બધે ભર્યા છે કોઈ સદગુરુ ન મળ્યા ત્યારે આત્મહત્યા કરવા માટે પણ તૈયાર થઈ ગયા અને વૃક્ષો ઉપર ચડીને ભૂસાકો મારવા માટે જે ભયંકર નદીના ગુઘવાટ કરતા પ્રવાહમાં પડવા માટે તૈયાર થાય એ જ વખતે આકાશવાણી અરે ઓ મુકુંદ તું સરદાર જા તને ભગવાન મળશે પછી સરદાર આવ્યા અને સરદારમાં રામજી મંદિરની જગ્યા એમાં એક તુલસીદાસ કરીને વૈરાગી સાધુ રહે એની સાથે રહ્યા દિવસો પસાર થાય છે અને એ મુક્તાનંદ સ્વામી ત્યારે એનું નામ મુકુંદદાસ રામચરિત માનસની સુંદર કથા કરે બાવાજી હતા મૂળ તો અમરાપુરના ચોરાની સેવા કરતા આજે પણ એ ચોરો છે અને ચૌદ વર્ષની ઉંમરે મુક્તાનંદ સ્વામી ત્યાં ચોરામાં સેવા કરતા અને ચૌદ વર્ષની ઉંમરે એમણે હનુમાનજી પધરાવ્યા છે અમરાપુર ચોરામાં એ આજે પણ દર્શન આપે છે મુક્તાનંદ સ્વામી હનુમાનજી પધરાવ્યા છે મેં દર્શન કર્યા છે એ હનુમાનજીના સરસ નાનકડી મૂર્તિ છે એ ચોરામાં બેસીને તો અમે ભણ્યા છે નાના ખબર નહીં એ વખતે એને જે ચોપાયો ગાય છે એ ક્યાંક બેસીને સાંભળીએ છીએ તો આજે ગવાય છે તુલસીદાસ વૈરાગીની સાથે રહે છે સરસ રામકથા કરે છે ગામના લોકો રાત્રિ એમનો સત્સંગનો લાભ લે છે અને મુક્તાનંદ સ્વામી તો અમૃત મીઠું ફળ નામ લઈએ તો સહજાનંદ સ્વામીની આંખમાં પાણી આવી જાય એવો સાધુ હજાર હજાર નારદને ભાંગીને એક સાધુ બનાવ્યો એવો મુક્તાનંદ સ્વામી પ્રેમા આવતા પણ જેનો પ્રેમ આમ ગંભીર કઈ દેખાય નહીં તમને સજાનંદ સ્વામી પાસે શું હતા મૂર્તિમાન ત્યાગ મૂર્તિમાન વૈરાગ્ય મૂર્તિમાન પ્રેમ મૂર્તિમાન આત્મનિષ્ઠા મૂર્તિમાન બ્રહ્મરૂપ દશાવાળા મૂર્તિમંત વૈરાગ્ય એક એક કામ નિષ્કુળાનંદ સ્વામીનું નામ લ્યો એટલે મૂર્તિમંત વૈરાગ્ય બ્રહ્મરૂપ દશાનું નામ લ્યો એટલે ગુણાતીત બાપ યાદ આવે કેવા કેવા છે એ પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી પ્રેમનો દરિયો સચ્ચિદાનંદ સ્વામી સમર્પણની મૂર્તિ દાદા ખાચર મૂર્તિમાન એક એક સદગુણો એની દરબારી સભા ભરાઈને બેઠી હતી સહજાનંદ સ્વામીની પાસે કડવા લીમડાની નીચે મીઠા અમૃતની વર્ષા થતી હતી દાદાના દરબાર તો મુકુદાસ પછી વૈરાગીની સાથે રહે છે રામકથા કરે છે ગામ લોકો શ્રવણ કરે છે ખૂબ મુકુંદના મીઠી વાણી આચરણશીલ વ્યક્તિત્વ એની સાથે ખૂબ હેત છે લોકો એ જ વખતે સદગુરુ રામાનંદ સ્વામી સરદાર પધાર્યા જે આજે પણ એ ઓરડી ને બધું છે એટલે ગામ લોકોને ઘણાને પરિચય રામાનંદ સ્વામીનો જે લોકો મુકુંદાસજી પાસે રામચરિત સાંભળવા જતા હતા હવે બધા ત્યાં રામાનંદ સ્વામી પાસે બેસી ગયા મુકુંદાસજી તો રાહ જોઈ રહ્યા અમુક હશે એ બેસતા હશે કે જેને એલર્જી હોય રામાનંદ સ્વામીની કારણ કે સંપ્રદાયો છે એ મીઠાશ ફેલાવાની જગ્યાએ એલર્જી તો ફેલાવતા જ હોય આપણે દૂધ પીએ છીએ શાક ખાઈએ છીએ દૂધી લઈએ છીએ રીંગણા લઈએ છીએ ત્યારે આપણે કાંઈ પૂછતા નથી કે કોની વાડીમાંથી આવ્યું છે કોની દુકાનમાંથી આવ્યું છે અને જીવનમાં કોઈ સદગુણ લેવો હોય ત્યારે આપણે તારત તરત જ સાંપ્રદાયિકતાની દિવાલ ઉભી કરી દઈએ છીએ આ ક્યાંથી આવ્યું છે સદગુણ જ્યાંથી આવતો હોય ત્યાંથી લેવો જોઈએ આપણે તો મહેમદ પૈગમ્બર સાહેબના પણ દ્રષ્ટાંતો આપીએ છીએ એ આપણે બે નથી આપણે ત્રણ છે આવો વિશ્વાસ આપણે ઘણી પ્રસંગોમાં પૈગમ્બર સાહેબના કીધા છે એમ સામે પક્ષે લોકો રામ અને કૃષ્ણના દ્રષ્ટાંત આપે તો કામ થાય એટલે મુકુંદાસજી પાસે આજે કોઈ ન રહ્યું ઈને ગીને આદમી એટલે પૂછ્યું કે બધા ક્યાં ગયા અરે ખબર નથી મુકુંદાસ રામાનંદ સ્વામી પધાર્યા છે એ કોણ છે અરે મુકુદાસ તું બહુ ભોલે એક બાર ચલો દર્શન જેવા કરવા જેવા પુરુષ પ્રગલ્ભ મૂર્તિ અહો ભગવાન ન જોયા હોય તો ભગવાન જોઈ લ્યો મુકુદાસે આટલું સાંભળ્યું રામાનંદ એમ જયારે નામ સાંભળ્યું હતું ને ત્યારે સાડા ત્રણ કરોડ રૂવાડા ઉભા થઈ ગયા હતા જાણે પૂર્વ જન્મની પ્રીત હોય જાણે આકાશવાણીએ મને એ જ કહ્યું છે કારણ કે આ વૈરાગ્યમાં તો હજી દિલ ઠર્યું નહોતું તરત પોથી મૂકી રામાનંદ સ્વામીની જ્યાં સભા હતી ત્યાં જઈને બેસી ગયા નાની અવસ્થા છે રામાનંદ સ્વામી વાતો કરે છે પણ ભાઈ વૈશાખનો ધોમ ધકતો તાપ હોય અને આમ લૂ ઝરતી હોય ચારે બાજુ અને લીલું ખરતું વૃક્ષોમાંથી પાન તોડી નાખો બે મિનિટમાં સૂકું ભટ્ટ થઈ જાય એવી વરાળું ફેંકતું હોય અને એમાં આપણે ભૂલા પડી ગયા હોઈએ અને એ જ વખતે આપને એસી કમ્પાર્ટમેન્ટ કે રૂમ મળી જાય ને જેવી ટાઢક થાય એવી મુકુંદાસને ઠંડક થઈ ગઈ રામાનંદ સ્વામી પાસે વાહ વાહ વાહ જોઈ જ રહ્યા જેમ ચંદ્ર સામે ચકોર જોવે એમ એક દિવસ બીજો દિવસ ત્રીજો દિવસ ગુરુ વેલા સુઈ જતા હશે એવું આ કથા ઉપરથી લાગે છે કારણ એને ખબર જ નથી આ ક્યાં જાય છે અને ગામડામાં આજે સાડા સાત વાગે હવે ટીવી આવ્યા એટલે નહીતર તો સાડા સાત આઠ વાગ્યા તો આખું ગામ સુઈ ગયું હોય કૂતરાય સુઈ જાય હવે ગામડામાં બધા બધા જાગતા થઈ ગયા અગિયાર બાર વાગ્યા સુધી ટીવી ચાલુ હોય આ બધું બાકી ત્યારે તો નહોતું જ એ તો હકીકત છે એટલે પછી ખબર પડી કે આ ક્યાં જાય છે એટલે ભાઈ ચેલો વયો જાય કોઈ ગમે એટલે તરત જ લાઠી લઈને રામાનંદ સ્વામી પાસે દિવસે આવ્યા અરે થોડો ટંટો કર્યો મારા ચલાને તમારે નહીં આવવા દેવાનો ભાઈ અમે કોઈને બોલાવતા નથી એમની મેળે કોઈ પણ આવે આ તો ધર્મ સભા છે સત્સંગ છે આવે બેસે હું કોને ના પાડું ના તો ઠીક નહીં થાય તમારે સુખે અહીંયા રહેવું હોય સરદારમાં જો પગ મૂકવો હોય તો મારો ચેલો અહીંયા આવશે એ સારું નહીં થાય રામાનંદ સ્વામીને થયું આ ગામનો ગરડેરો જે દરબાર છે એનો માનીતો કારણ કે હાથે હારે બેસીને ઉઠવટ હોય બધું હોય એટલે આપણને માથાકૂટ થાય એટલે મુકુંદાસને કહી દીધું તમે આવશો નહીં અમને સુખેથી ધર્મ લાભ લેવા દો દેવા દો અને મુકુંદદાસજીને જાણે પ્રાણ નીકળી ગયો એવું વસ્તુ લાગે પણ રાત પડી બીજી રેવાય કેમ જો આવ્યું આપણે શ્રવણની વાત લેવી છે એટલે આપણે આટલું માંડ્યું છે ચૂપચાપ પાછા મૂળદાસ નીકળી ગયા પણ ના પાડી છે રામાનંદ સ્વામી અમારી સભામાં નહીં આવતા સભામાં નહીં જાઓ એની પાછળ બે ઘર હોય ને ત્યાંની વચ્ચે નવેળું પડે ગામડામાં નાનું એ અવાવરું જ હોય એમાં પગ મૂક્યા જેવું ના હોય બધું એ નવેડામાં મુકુંદદાસ બેઠા અને ત્યાં આમ સાંભળ્યો આમ ઘોર અંધારી રાત અને મુકુંદદાસ રામાનંદ સ્વામીની કથા સાંભળે છે જેને આપણે મુક્તાનંદ સ્વામી કહીએ છીએ ને એનું બાળપણ આમ નામ ચિત્રાંકન પિક્ચરાઇઝેશન કરો ને તોય તમને રૂવાણા ઉભા થઈ જાય કે આ કેવી નાની ઉંમરમાં કેમ ત્યાં અમરાપુરના સરદારના મકાનમાં રહીને કથા સાંભળતા હશે રાત્રે વેલો ચોકીદાર નીકળ્યો એને થોડું આમ હલચલ ચલચલ દેવું દેખાયું એટલે એને થઈ કોઈ ચોર છે એટલે એને લાકડી પછાડી એ કોણ છે મુકુંદાસ કે હે બાબા ચૂપ રહો કોણ છો તમે ઓહ અરે મુકુંદાસ તમે અહીંયા ક્યાંથી જય સીતારામ પણ તમે કથા સાંભળો છો તો અંદર જઈને સાંભળો ને તો કે ત્યાં મને બંધી છે પ્રતિબંધ છે મારો કેમ મને કહ્યું છે કે અમારી સભામાં નહીં આવતા મારા ગુરુને લીધે અરે એવું હોય ચાલો હું લઈ જાઉં હા ચોકીદાર ઉપાડી ગયો સભાની વચ્ચે જઈને કે મહાત્માજી રામાનંદજી આ વિચારો ત્યાં વીછી કૂછી બધા જીવ જંતુ રે એવી જગ્યામાં રહીને આ છોકરો કથા સાંભળે છે તમારી એને આટલું બધું લાગે છે તો તમે તો દયાળુ છો સભામાં બેસવા જો બેસી જા મુકુંદર મૂકીને વયો ગયો રામાનંદ સ્વામી કે ધારે કરી હવે જો આમ કરશું તો બહુ માથાકૂટ થશે એટલે મુકુંદાસને કીધું જો હવે અમે સવારે અહીંથી જઈએ છીએ હવે અમે નહીં રહી પગ પકડીને રડી પડ્યા પ્રભુ હું તમારા વગર હવે નહીં જીવી શકું મુકુંદ મુકુંદ મુકુંદ હું તને ઓળખું છું જો તારે અમારી સાથે રહેવું હોય તો અમે તો બંધિયા જઈએ છીએ અહીંથી ગુરુની રજા ચિઠ્ઠી લખીને આવજે તો રાખશું અને પછી આખી કથા લાંબી માંડીએ તો આખું મુક્તાનંદ સ્વામીનું આખ્યાન થાય એમાં જ આપણી રાત પડે એટલે આપણે કંઈ ધંધો કરાય નહીં પણ એ પછી બધું લીધું ને પછી ગયા ને પછી એમની પાસે બંધિયા પહોંચ્યા અને રામાનંદ સ્વામી એમને દીક્ષા આપીને મુકુંદાસનું નામ પાડ્યું મુક્તાનંદ સ્વામી પણ જુઓ શ્રવણ એ તો હોય તો સાંભળ્યા વગર રેવાય હવે આપણે વિચારવાનું કે આપણે શ્રવણ કેટલું તાન છે એમ છે આમાં અમુક લોકોને છે કે એને ન રહેવાય કથા સાંભળ્યા વગર એડિક્શન જેવું હોય વ્યસન થઈ ગયું હોય અને ઘણા ને ત્યાં બધા જવાય જાય જાય જાય છે કશો વાંધો નહીં સીડી મળે જ છે ને અને સેવા સેવા વગર ના રહેવાય હમ જો મને ફરી ફરીને સંકોચ થાય છે આ કોઈ સાધુ સંતોમાં જોડવા માટે આ કથા નથી થતી મારે તો વિશ્લેષણ કરવું છે એટલી જ વાત છે તમને જ્યાં કોઈ સારા સાધુ લાગે ને એ સાધુઓમાં આ વસ્તુ હોવી જોઈએ એટલું જ તમને કહેવાનું છે ગ્રંથોમાં જે છે એની આપણે એક ઉદઘાટન કરીએ છીએ અને જો કે કઈ એવાય તમે કઈ મુમુક્ષુ નથી કીધા ભેળું તમને જીવમાં ઉતરી જાય એટલું તો નહીં છોકરાએ સાહેબે પૂછેલું છોકરાઓને કે સત્ય અને બ્રહ્મ એના વિશે શું તફાવત છે એટલે તરત એક છોકરો ઉભો થઈને કે સાહેબ તમે જે ભણાવો છો એ બધું સત્ય છે પણ તમે એમ માનો છો કે અમે ભણીએ છીએ એ તમારો ભ્રમ છે એટલે એટલું તમને ખબર હોય ને શું ભ્રમ છે એમ કઈ તમે ભણી જાઓ <laughs> તો તો સભા બ્રહ્મરૂપ ના થઈ જાય પણ છતાંય મારી ફરજ છે કે ભાઈ આ આપણે કોઈ પેલી રીતે નથી કહેતા શાસ્ત્રના અર્થ છે એને આપણે જણાવવાની કોશિશ કરીએ છીએ જો કોઈને લાગી જાય તો એનું કામ થઈ જાય બસ સેવા સેવા વગર ના રહેવાય એટલે આ જીવુબાન લાડુબા દાદા ખાચરના બહેન બંને બહેનો એને જીવનમાં શું અધૂરું હતું છતાંય તમે સેવા માટે જો શ્રીજી મહારાજની સેવા તો કરતા જ પણ સંતો ભક્તો સતત સેવા માટે બંને બહેનોને મીઠો કલહ થાય ને ક્યારેક ક્યારે તો શ્રીજી મહારાજને વચ્ચે પડવું પડે હા હા રાખો રાખો હવે તમે આ સેવા કરજો લ્યો હું વેચી દઉં આવો મીઠો ઝઘડો થાય સેવામાં આપણને તેમ એ કરી નાખતો હોય તો સારું કઈ વાંધો ના તમે કરી નાખો ચાલો ન કરવું પડે એના માટે ઝઘડીએ કરવા માટે ન ઝઘડીએ અહીં તો સેવા માટે જ કલહ થાય મીઠો કંકાસ થાય હું કરીશ પેલા કે અમે કરશું અને રોજ કંઈક કંઈક સંતો ભક્તો માટે અખંડ ભાઈ ત્રીસ ત્રીસ વર્ષ સુધી અને ત્યાર પછી કેટલા વર્ષ સુધી જીવવા લાડવા રહ્યા છે ત્યારે હજારો હરિભક્તોનો અવર જવર પાંચ દિવસ કોઈ મહેમાનોને સાચવી તો જુઓ છઠ્ઠે દિવસે એમ થાય કે જાય તો સારું ન જાય તો બસ કે રેલવેના આપણે ટાઈમ ટેબલ મૂકીએ ટેબલ પર કાજરા વાંચી લેજો ને ઓલા કટકુંદી જેવા હોય અમારે બસ ને ટ્રેન ને ન્યા કોઈ સીધી ડાયરેક્ટ જાતી નથી તો આપણે ચોખ્ખું એમ કઈ ભાઈ હવે તમારા ઘરના યાદ કરતા છે કુટુંબ પરિવાર છોકરા બધા હા મને એમ છે યાદ કરતા છે હું એને અહીં બધાને બોલાવી લઉં આને તો ભડાકે દેવા જેવું મન થાય ને પણ અહીંયા જુઓ આ જીવબા લાડુબા દાદા ખાચરા બધા એને જેમ જેમ જેમ જેમ સેવા મળે એમ એમ એમ રાજી થાય છે ઉલટાનું ભક્ત ચિંતામણી વાંચજો શ્રીજી મહારાજ સંતોને ઠપકો આપે કે મેં તમને પાંચ દિવસ પહેલા આવવાનું કહ્યું હતું તમે વીસ દિવસ પહેલા આવી ગયા આવો અવિવેક ન કરો અહીંયા તો બધું સચવાશે પણ બીજી જગ્યાએ આવું ન કરો સંતોને ભૂખ હોય શ્રીજીના દર્શનની એટલે આવીને દોડે ભોય મહારાજ પાછો વ્યવહાર શીખવાડે આમ ન આવું કારણ કે આવે એટલે પાંચસો પાંચસો બારસો બારસો સંતો બધા એ પૂરું કરવું ભાઈ એમે બધાનું સાચવું બહુ જ કઠણ છે આની નોંધ દંતાલી વાલા સચ્ચિદાનંદ સ્વામીએ પણ લીધી ને એના આશ્રમમાં દાદા ખાચરનું સ્ટેચ્યુ પ્રતિમા મૂર્તિ પધરાવી છે કે આ દાદા ખાચરને લાખ લાખ પ્રણામ કરવા જોઈએ જેને શ્રીજી મહારાજ સમેત પાંચો પાંચો પરમહંસો હજારો હરિભક્તોને ત્રીસ ત્રીસ વર્ષ સુધી સાચવા છે સચ્ચિદાનંદ સ્વામી કે હું સાધુ છું મને ખબર પડે સાધુની નાતને સાચવવી જગતમાં ભૂંડામ ભૂંડી હા એને ન સચવાય બહુ કઠણ પચાસ ગ્રહસ્થોને સાચવવા સારા પણ પાંચ સાધુને ભેળા સાચવવા કઠણ ત્યારે આટલા આટલા સંતો આટલા આટલા ભક્તો વર્ષો વર્ષો સુધી એને સાચવાય એ દાજા ખાચરને લાખ લાખ પ્રણામ છે શું વાત છે ભાઈ જીવવા લાડવા ને સેવા માટે કલા આજે તમે તમે જુઓ આપણે આ દુધાળાની બહેનો આ તો એક દ્રષ્ટાંત ઘણા ઘણા બહેનો હોય છે પણ એ બસ ઠાકોરજીને માટે સંતોને માટે કાંઈક ને કાંઈક કોઈ અથાણા કોઈ પાપડ શુદ્ધ એની બનાવવાની રીત સાંખ્યોગી છે એટલે બધું આવડે તો એ કંઈક ને કંઈક કરે જ રાખતા હોય એમ અહીંયા આપણે મેમનગર ગુરુકુળની આસપાસ જે એવા એની ભક્તો પરિવાર છે તો એમના બહેનો પણ એ કંઈક ને કંઈક ઠાકોરજી માટે સંતો માટે કંઈ ઉપયોગ આવે એવું કરે જ રાખતા સેવા વગર રહી ના શકે જેને સેવા કરવી હોય એને મળી જાય છે જેને નથી કરવી એને ક્યાંય ગોતે તોય મળતી નથી આપણે રમેશભાઈ વોરા રંગપુરના અમરેલી પાસે રંગપુર એમના પિતા ભગવાનભાઈ ભગવાનભાઈના પિતાશ્રી લીંબાભાઈ લીંબાભાઈના પિતાશ્રી તેજા બાપા તેજા બાપાને અને બાલમુકુદાસજી સ્વામીથી સત્સંગ થયો આપણે ક્યાંક એકાદ વાર કોઈ જગ્યાએ કહીધું હશે હા પણ એ ભાઈ એની વાડીએ બાલમુકુદાસજી સ્વામી સંતો ખાલી જળપાન કરવા ઠાકોરજીને ધરાવવા આવ્યા હતા ને એમાંથી સત્સંગ થયો પણ કેવો હેત લાગ્યો ને કેવો સત્સંગ થયો ભાઈ જો એ મારે એનું કેવું છે સેવાનું જ ખાલી એટલું કેવું છે કે પછી બસ મારો ગુરુ છે મારો સાધુ છે આજુબાજુના કોઈ ગામડામાં પણ ક્યાંય દેખાય કે બાલમુકુદાસજી સંતો આવ્યા છે માથા ઉપર શેરડીના ભારા લઈને જાય શેરડી ખેતરમાં બીજું કોઈ ચણા પાક્યા હોય મગફળી પાકી હોય જે કોઈ મકાઈ દોડા ચીવડા આ તે બધું સિઝન પ્રમાણેનો ફળ ફૂલ ખજૂર આ તે બધું ગાયોના ભેંસોના ઘી માખણ હા બધું બધું લઈને પહોંચ જ્યાં સુધી લઈ જઈ શકાય ત્યાં માથે ઉપાડીને જાય ને આઘું હોય તો બળદગાડામાં ઘોડા ઉપર લઈ જાય પણ સંતોની બસ એને બધું અર્પણ કરે એની વાતો સાંભળે પછી એને શાંતિ થાય વર્ષોનો ક્રમ શું એને એ સેવા કરી છે બોલો આજુબાજુ હોય એટલે આવ્યા જ હોય અને જો પાછા ગામમાં લઈ આવે તો તો તેડીની તો વાત અલગ પણ ગામથી પાછા જાય અને ગામથી આવતા આવતા અને જાતા જાતા જ્યાં સુધી પહોંચી શકાય ત્યાં સુધી બસ આવી એની સેવા કેટલા રાજી થયા છે સંતોને કઈ ખાવું પીવું નથી ભાઈ તમે બહુ આક્ષેપ ન કરો સાધુઓ ઉપર હા હવે તો જે એને લાડુ ભાળ્યા ન હોય ને એને મમતા હોય બાકી કંદોઈને કોઈ દિવસ મોહનથાળની કઈ આસક્તિ હોય રોજ છામે છાતીએ બેઠો હોય મોહનથાળ સ્વીકાર અને આ સેવા કરે કેવા રાજી થયા છે તમે જુઓ ચાર ચાર પાંચ પાંચ પેઢીએ લૌકિક સુખ સમૃદ્ધિનો તો પાર નહીં પરિવારો અમેરિકા હોય દેશમાં સારું પણ રોકડું કલ્યાણ કેવો એ બાલભગુંદાજી સ્વામી વરસ્યો છે હે હમણાં બે હજાર ને બેમાં સાત એપ્રિલ બે હજાર બે એ તેજા બાપાના દીકરા લીંબા બાપા લીંબા બાપાના દીકરા ભગવાન બાપા ભગવાન બાપાના દીકરા ત્રિકમભાઈ આ રમેશભાઈ ને પેલા વલ્લભભાઈ એ બધા ભાઈઓ એ ત્રિકમભાઈ બે મહિના અગાઉ આવું રોકડું કલ્યાણ હોય આખા આમાં કુટુંબમાં તમે જુઓ સેવા શું મળે બે મહિના પહેલા એમણે એનો મિત્ર રમેશભાઈ હતા એમને કીધું કે તું મારા દીકરાને કહી દે ને આ એના દીકરાનું લગ્નનું ગોઠવે છે પણ મોડું ગોઠવે છે હું હવે બે મહિના જ છું લે જોગી જતીઓને ખબર ના પડે કે હું બે મહિના જ છું હવે એટલે કહી ગયો વહેલા લગ્ન લઈ લે હું એને મોડે કહી શકતો નથી એટલે કદાચ કહું તો ઠીક ન લાગે એટલે તારે ગમે એમ કઈ સમજાવીને વહેલા લગ્ન દીકરાને કરાવી નાખ વહેલા લગ્ન લેવડાવ્યા અને આગલા દિવસે એમણે એની પત્નીને કહ્યું કે જો આ ધોતી આ ચાદર આ કંઠી આ તું રાખ કેમ તો કે કાલે મારે ધામમાં જવું છે આ મને પછી છે ને ઓઢાડજે છેલ્લે અગ્નિ સંસ્કાર વખતે લે એટલે હાવ હાજા નરવા અરે ફરે ખાઈ પીએ લેરા કરે કોણ માને બૈરા તો મીઠું મીઠું દાંત કાઢે રેવા દો ગામમાં કોઈને કહેવાય નહીં તો કે ભલે તમને લાગે પણ હું કાલ જવાનો જ છું અને ભાઈ બીજે દિવસે સવારે છાતીમાં દુખાવો થયો ભાઈ વેળા થયા લાગ્યું કે એટેક છે ચલો ડોક્ટર પાસે તાત્કાલિક અમરેલી દવાખાને ક્યાંય જવું નથી એડું આવી ગયું છે શ્રીજી કઈ ગયા છો અને તમે મને ક્યાં લઈ છો હવે આ પણ કોઈથી રેવાય નહીં ને ના હોસ્પિટલ જવું જ જોઈએ નામ છે અરે ભાઈ પણ મારે જવાનું છે પણ તોય કોઈને એમ સેજે ઓલું થાય દવાખાને લઈ ગયા દાખલ કર્યા ડોક્ટરો હતા બધા થોડું ઘણું થયું બધા ઉભા હતા હાલો હટો હટો હટો હટો હટો જો આવ્યા છે આ શ્રીજી મહારાજ ને બધા સંતો આવ્યા છે લ્યો જય સ્વામી નારાયણ હું જાઉં છું ભૈયા રોકડું કલ્યાણ દર્શન શ્રવણ અને આ ત્રણ જ્યારે આવા હોય ત્યારે સત્સંગમાં હેત થયું કેવા હેત શા માટે કરવું હજી સમજવા જેવું છે વરતાલનું અગિયારમું વચનામૃત શ્રીજી મહારાજ કે સંતોમાં હેત રાખવું શા માટે તો કે હેત હોય તો સંતોનો અભાવ ન આવે અવગુણ ન આવે દોષ ન આવે એમ કહીને મહારાજે જે વાત કરી અદભુત કે આ રીતિ લૌકિક જગતમાં પણ છે અને કલ્યાણમાં પણ આ જ રીતિ છે મતલબ કે જો જ્યાં હેત હોય ત્યાં પછી એનો અભાવ આવતો નથી એનો દોષ આવતો નથી એનો અવગુણ આવતો આ સ્નેહ એટલે હેત હેતને સ્નેહને આયુર્વેદમાં સ્નિગ્ધ પદાર્થ કે તેલ ઘી આ ચિકાસવાળા છે ને એ સ્નેહ પદાર્થો કહેવાય આયુર્વેદમાં સ્નેહનો અર્થ સ્નિગ્ધ પદાર્થ એટલે ચિકિત્સામાં સ્નેહ સ્નિગ્ધ પદાર્થોની આવે ત્યાં સ્નેહ ચિકિત્સા કહેવામાં આવે એનો અર્થ શું છે સ્નેહ છે ને એ પણ ચીકણો છે ચિકાસની શું જરૂર છે કે જેટલું આપણે અરસપરસ હેત હોય એટલી ચિકાસ હોય અને ચિકાસ હોય એ લુબ્રિકેટિંગનું કામ કરે મશીન ગરગરાટી અવાજ ઓછો કરે ઘર્ષણ ઓછું થાય અથડામણ ઓછી થાય ટકરાવ ઓછો થાય હેત હોય ને તો આ ન થાય ગમે તેવું મશીન હોય તમારે ગાડી હોય સારામાં સારી હોય પણ ઓઇલ ન રાખો તો ગુર થાય હે ને કે ના થાય તો આ બારણું હોય ચર થતું હોય બે ટીપા ઓઇલ મૂકી દો તો ક્યારે બંધ કર્યું ખોલું ખબર જ ના પડે એમાં સ્નેહ છે એ સત્સંગમાં નું કામ કરે છે નહીતર વાત વાતમાં અથડામણ થાય વાત વાતમાં ટક્કર થાય કે તું મને કોણ કહેનારો આમ મને કેમ કહેનારા કોણ કહેનારા કોણ સાંભળનારા શું છે શું લેવા દેવા તમારે શું અમારે શું અરે પણ શું માંડ્યું છે અને હેત હોય ને તો ટોપરા જેવી દે તો મીઠી લાગે હા ઘણા ના હોય ને ભાઈ ભાઈ ભાઈ ભાઈ ભાઈ ફ્રેન્ડ સર્કલ હોય ને એમાં કહે સાહેબ બેઠા છો ને ભૂત ને પીપળા મળી રહ્યા હા બેઠા છે આવી જાઓ આવી જાઓ અને તો હોય ને એમ કીધું હોય કે બેઠા છો ને તો ઉભો થઈ જાઓ એમ ને તમને અહીં નડી છે અરે ભાઈ તને ઠાકોરજી ત્યાં ત્યાં ચોટાડી રાખે હેત <laughs> હોય તો થાય તો સ્મૂધલી ચાલે બધી ફેક્ટરી એક બાપા છે ને તે ઓલા હિંડોળા ખાટ હોય ને ઝૂલા એના કડા બોલે કે ખીચડી કીક ખીચડી કીક ખીચડી કીક થાય તે પછી ઓલા આમ ના દરજી લોકો રાખે ઓલી ડબ્બી જેવું એ લાવીને એમાં ઊંચતા હતા તેલ એ નાનો એનો ટેણીયો હતો પપ્પા એ તમે શું કરો છો એનો કોને અરે બેટા આ છે ને અવાજ કરે છે ને એટલે હું એને તેલ લગાવું છું ઊંઝું છું એટલે હવે છે ને અવાજ ના થાય એમ અને ઊંઘી એટલે અવાજ ના કરે એટલે હોય એમ અલ્લાહ નો અવાજ ના કરે અવાજ કરે ને તેલ ના ખાય પછી અવાજ ના કરે આમ એને પકડી લીધો અવાજ કરે ને આ તેલ ના એટલે પછી અવાજ ના કરે એ એને પકડી લીધું અને બપોર થઈને બાપા સુતા ને ભાઈ નસકોરા ને ઘરઘાટ બોલી ઓલી ડબ્બી પકડી આવ્યો ટીન્યો અને આનું ગોલું પાકી ગયું તું કઈ વિચારે ના વિચારે પેલા ખીચડે ખીચડે ખીચડે નાકમાં જ્યાં જો તમે ટીન્યો હશે પપ્પા અવાજ બંધ થઈ ગયો અવાજ બંધ થઈ ગયો નાકમાં પણ જો એને હેત હતું તો ટીનિયા ઉપર ગુસ્સો થયો પ્રેમજી સમાવે ટીનિયા હા એ ઝુલામાં અવાજ આવે ને ત્યાં ઓઇલ નખાય આમાં ના નખાય હા હેત હતું તો ઘર્ષણ ના થયું અથડામણ ના થયું ટીનિયાને માર્યો નહીં કઈ ન થયું સંઘર્ષ ના થયો એમ સંતોમાં હેત હોય તો અભાવ ન આવે અવગુણ ન આવે ઘર્ષણ ન થાય ઝઘડો ન થાય નહીતર જો સાથે રહ્યા અને અભાવ આવે ને અવગુણ આવે તો મોટા સંતનો અવગુણ અભાવ આવે તો આપણું ચકલીનું મોત ઢે થઈ હેત જોઈએ પણ આજે ભાઈ સત્સંગમાં આવે કોને કહેવા જોઈએ વાતે વાતે ખોટું લાગે વાતે વાતે અવગુણ આવે કોઈનો વિશ્વાસ નહીં આજે આપણો કાલે ક્યાંય વિયો જાય કઈ નક્કી જ નહીં તો આમાં ક્યાં હેત છે થૂકના હાંડા છે કોણ એમ કહી શકશે કેટલાક છાતી ઠોકીને કે ના અમને કશું ના થાય એવા કેટલા સામાન્ય વિશ્વાસ આવે કે આને તમે છાતીમાં લાત મારો તો આ નથી જવાનો વચનામૃતમાં મહારાજ કે છે કે જે એવો હોય એને સૌ સંતને વિશ્વાસ આવે કે આ સત્સંગ છોડીને ક્યાંય જશે નહીં માટે એને વઢે છે દખે છે બધું કે છે જયારે બીજાને નથી કહેતા કેમ કે સંતને એનો વિશ્વાસ નથી એને એમ છે કે આ સત્સંગ મૂકીને જતો રહેશે એટલે કહેતા નથી એટલે કરશન થાય where there is a love there is no problem જ્યાં પ્રેમ છે ત્યાં કોઈ પ્રોબ્લેમ ન થાય જે જણા તાજા તાજા લગ્ન થયેલા દ્રષ્ટાંતો એ જ આપવા પડે તો એની પત્ની હતી તો એ આમના આના કપડા બધા ધોવે ને ઇસ્ત્રી કરે ને એટલે આ કે ભાઈ આપણે કઈ ખોટ નથી પૈસાની લોન્ડ્રીમાં આપી દો બધું શું તમે જાતે નહીં એ તો હું જ કરું તમે મારા પતિદેવ ખરા કે નહીં ભાઈ હવે રહેવા દો પતિદેવ જ છું નહીં મારે તમારી સેવા કરવાનું મને કેટલું બધું આમ કેટલું બધું આમ કેટલું બધું સારું કરો ઓલો પીછા તો આમ તો મોઢાનો મોળો જ હોય એટાણે કરો આવે એના એના બધા કપડાં ધોવે લોન્ડ્રી કરે બધું કરે સુખી માણસ સરસ મજાના શૂટ હોય બધા એ સરસ મજાનો છીકણી કલરનું કે ક્રીમ કલરનું હશે શૂટ સરસ આ ઓફિસે થયો ને તેની પત્નીએ કીધું તમને આમ દુઃખ નહીં થાય ને કેમ શું છે વળી આ સરસ મજાનું પેલું ક્રીમ કલરનું તમારું પેન્ટ નહીં હા તે હું આજે જરા ઇસ્ત્રી કરતી હતી ને તે મારે થોડું ભૂલ થઈ ગઈ ને આમ થોડું રહી ગયું તો એક જગ્યાએ છે ને આટલું પેન્ટ છે ને એ દાજી ગયું કિંમતી શૂટ હવે લગ્ન વખતના જ બધા સારા સારા જે ક્રીમ કલરનું સારું આટલું દાજી ગયું છે અરે કશો વાંધો નહીં દાજી જાય એમાં શું વાંધો છે હવે એમાં કઈ મનમાં કાંઈ ન હોય એવું તો મારી પાસે બીજું છે એ તો મને ખબર છે તમારી પાસે બીજું છે એટલે તો મેં લઈ એમાંથી આટલું કાપી અને આ થીગડું મારી દીધું તોય કશું બોલ્યો ને કે કઈ વાંધો નહીં એમાં શું વાંધો છે તમે તમે તમને તમને આનંદ આવ્યો ને બસ કપડા તો ગમે તેટલા બજારમાંથી મળશે પણ મારા તમારા સ્નેહના સંબંધો તૂટી જશે તો બજારમાંથી નહીં મળે પેલો કે વેર ધેરી જા લવ ધેરી જા નો પ્રોબ્લેમ અને થોડા વર્ષો જાય અને પછી તમે જોવો જમાવટ હા પછી એક જણો આમ છે ને રાત જતો તો બહુ સમય નહીં થયો પણ દસ અગિયાર જેવો વાગ્યો વાગ્યા છે ને વગડા જેવો પ્રદેશ ઘોર ઘનઘોર રાત્રિ એમાં પેલી એક ચૂડેલી કરીને આવી આ જરાય બીનો નહીં કોઈ જાતનું ડરનું નિશાન નહીં તો ઓલી ચૂડેલ હેપતાઈ ગઈ ચુડેલ કે ગજબ છે એલા તને જરાય ડર ના લાગ્યો તો ડર શું લાગે તારી નાની બેન મારા ઘરમાં છે આ પ્રેમ જતો રહે ને પછી આવું થાય અને નહીતર તો દેવી છે આવું છે ને તેવું છે નહીં એક જણો કેતો હતો મારી પત્ની છો દેવી છે દેવી બીજો કે મારે દેવી છે પણ કોને દેવી એક જણા છે ને આપણે હમણાં કેતો લગ્ન થતા એન્ગેજમેન્ટ પછી થયું હોય સગાઈ થઈ હોય ત્યાં ન કેતો પેલો કેતો માથું ઉતરી જાય હે મટી જાય એવું બધું એક જણા છે ને બેઠો હોય તો લગ્ન તો ઘણા વર્ષ થઈ ગયા છે એની પત્ની છે ને જયારે જયારે એની પાસે આવીને કઈ વાત કરવાની શરૂ કરે <coughs> ઓલો દડદન ચશ્મા કાઢીને પહેરી લે પત્ની આવે વાત કરવાની ચશ્મા પહેરી લે એટલે ઓલી ખીજાણી એ કે હું જયારે જયારે ટપુ તને વાત કરવા આવું છું ત્યારે ત્યારે તું ચશ્મા કેમ પહેરી લેશો તો મને ડોક્ટરે કીધું છે તમને જયારે એવું લાગે કે હવે માથું ચડશે અને ચશ્મા પહેરી લેવા વેર ધેરીજા લવ ધેરીજા ન પ્રોબ્લેમ પ્રેમ હશે તો સત્સંગમાં સંતો ભક્તો સાથે ક્યારેય કોઈ પ્રોબ્લેમ ઉભો થશે નહીં કારણ કે બધું મીઠું લાગશે બધું ગમશે ભાવતું હોય તેને કારેલાનો કોઈ દેવું ગુણ આવે એ કારેલા ભાડે તેને મજા પડી જાય વાહ વાહ કારેલા નું શેખ છે અવાડો ન ભાવતું હોય એને કારેલું છે અરે કારેલા તો બહુ સારા સિઝન ના કેરીની સાથે હોય છે પણ એ તમને ભાવતું નથી ભાવ નથી એના પ્રત્યે પ્રેમ નથી એટલે કારેલાના આવું ગુણ આવે છે નહીતર કારેલું કેવું ગુણકારી છે બોલો માણસ સાજા માંદા માણસ સાજા કરે એવું છે હકીકત હેત હોય તો સામી વ્યક્તિમાં દોષ હોય છતાં પણ ન દેખાય હેતનો સ્વાભાવિક ગુણધર્મ છે હેત હોય તો સ્વામી વ્યક્તિમાં દોષ હોય તો પણ ન દેખાય અને હેત ન હોય તો સ્વામી વ્યક્તિમાં દોષ ન હોય તોય દોષ દેખાય હેત નથી ને એટલે અમૃત જેવો સાધુ પુરુષ હોય હવે એ તો આવો છે ને અહંકારી છે ને અભિમાની છે ને તમે મેળા નથી ને અમે તો મેળા છે ને એમાં કાંઈ નથી ને ખોટું છે બધું એમાં કઈ પડવા જેવું નથી ને આ બધે આવાજ ગયો ને હેત તૂટી જાય એટલે પછી ન હોય એવા અવગુણ દેખાય નહીં તો છીંક ખાઈ તો એને અમૃત લાગે સ્વામીજી છીંક ખાઈ કેવું પડે હા એવી સરસ છીંક ખાય જોવું માનસી પૂજામાં સંભાળવાનું મન થાય લે પણ હેત હોય એટલે હેત ન હોય એટલે ગમે ત્યારે બકરાની જેમ છીંકું ખાય એની જ વાત હેત મોટી વાત છે હેત હોય જુનાગઢ મંદિરમાં વાડી છે ત્યાં ગુણાતીતાનંદ સ્વામી વખતનો પ્રસંગ છે તો ઘાસની મોટી ગંજીઓ ગાયો ભેંસ માટે ગાયો હોય મંદિરની એના માટે ઘાસ એકઠું કરે સૂકવું અને ત્યારે જૂના જમાના ઉપર ખડકવા માટે કંપીને એવું બધું રાખતા હશે હવે એક કોળી જ્ઞાતિનો પાર્ષદ એને આ કંપી બાંધતા બહુ સરસ આવડે કંપી પેલી સાંકળ ત્યાં પૂરા વજન ઉચકી જાય ને ક્રેન જેને તમે કહો છો હાથેથી ખેંચીને એને બાંધતા બહુ સરસ આવે પણ હવે એને કોકની સાથે કંઈક વાંકું પડ્યું હોય છે એટલે માળો આગળ છેટે એક જાડે એટલે જઈને સુઈ ગયો એને ખબર કે આ બંદા સિવાય કોઈને ફાવવાનું નથી આખરે અહીંયા જ આવવું પડશે આવડતું હોય એટલે એ તો માથે વડે સુઈ ગયું હવે ગમે તેને સમજાવવા જાય કોઈ કે એટલે તરત જ ભયા કામ હોય ત્યાં હાલ્યા આવો છો બાકી અમને કઈ પૂછતો નથી હવે તો પછી ભૈયા જાય બધા એમાં ગુણાતીતાનંદ સ્વામી ખબર પડી કે આવું થયું છે એટલે સ્વામી બહુ કળ જાણે કે એને કોની સાથે હેત છે એ તમે મને કયો તો કે એને શિવાનંદ સ્વામી સાથે હેત છે એમ બોલાવો શિવાનંદ સ્વામીને ક્યાં છે શિવાનંદ સ્વામી હા સ્વામી પેલા બોલાઈ આવો નથી આવતો એ તો દોડ્યા પેલાને જઈને હકીકત ઘટ બનેલી ઘટેલી ઘટના પેલાને ફેરવી સૂતો તો લાંબો થઈને માથે ઓઢીને સફેદ ધોતી ચાદર ઓઢીને ફેરવીને પાગની લાત મારી ઉઠે આ ખબર નથી બોતડા બધા ઉભા છે બધા થઈ ગયા છે તને એક કંપી બાંધવી છે ને સૂતો છો આમ ચાદર નાખી ઓહો શિવાનંદ સ્વામી તમે આવ્યા છો હાલો હાલો હાલો તમને ના પડે લાત મારી તુકારો કર્યો કોળકો કીધો તોય આવ્યો કેમ આવું હેત જો મોટા પુરુષમાં થઈ જાય તો જીવનો બેડો ભાઈબંધોમાં છે લૌકિક જગતમાં છે બૈરા છોકરાઓમાં છે આ છોકરાઓ વૃદ્ધાશ્રમમાં ડોહા ડોહી મૂકી દે છે તોય છોકરા કઈ પત્રિકાય ન મોકલે કાર્ડ ન મોકલે સમાચાર ના આપે ફોન પણ ના કરે કે અમારે તે દીકરાના લગ્ન છે તોય પેલો ડોસી ડોસી ત્યાંથી લાકડી લઈને આવે અરે પણ તમને મારીને કાઢીને નાખી ગયા છે એ છોરું કછોરું થાય પણ માવતર કમાવતર થડા થાય આવીનું ઉભારી હે <laughs> એમ હેત હોય તો અવગુણ અભાવ ના અને જો સત્સંગમાં આ એક વસ્તુ જ થઈ જાય તો કામ થઈ બહુ સમજવાનું છે છાતી એવી થવી જોઈએ મતલબ કે સ્થિતિ એવી માનસિક થવી જોઈએ કે આપણને કાંઈ વઢવા ટોકવાના કહેવાના પ્રસંગ આવે તો પણ કંઈ થવું જોઈએ અવળું ન પડવું કઈ ન થવું જોઈએ એટલે પછી હાવ પછી વોટરપ્રૂફ નહીં <laughs> એ તો કીધે રાખે એમાં શું આપણે શું લેવા દે <laughs> એમ નહીં પણ સબળું તો કામ બીજી વાત એ જ વર્તાલનો અગિયારમાં વચનામૃતનો ગયો વચનામૃતમાં તો સકલ શાસ્ત્રોનો સાર જીવંત શાસ્ત્રો નાખ્યા છો એક એક શબ્દે શબ્દે સોનીના ત્રાજવા જોઈ ને એમાં શબ્દો જોખી જોખીને સહજાનંદ સ્વામી વાય કર્યા છે સોનીના ત્રાજવામાં એ જ પાછા હજી અગિયારમાં વડતાલના વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે સંતોમાં હેત રાખવું કે શા માટે દોષ ના આવે અવગુણ ના આવે અભાવ ના આવે પછી કહ્યું સાંભળજો હા કે સંતોમાં હેત હોય તો એમના વચન સત્ય મનાય હેત હોય એની વાણી સત્ય મનાય એનું મનાય એના બે અર્થ સત્ય વચન મનામાં સત્ય વચનના બે અર્થ એક એ જે આજ્ઞા કરી આજ્ઞા તરત સ્વીકારી હેત હોય એટલે હેત ન હોય તો કે મારે તો ટાઈમ નથી તમે તો કીધું પણ મારે આમ છે હેત હોય તો તરત હુકમે દાસ હજાર તૈયાર જ હોય આપણે આપણે ઘણીવાર એવાને હેતો એને તમે પૂછો કે તમારે સમય છે તમે આટલું કરશો તો કરશો એમ કેવાય જ નહીં કરો એમ કહો તમે તમે કરશો એમ કેમ બોલો છો તમને એટલો વિશ્વાસ નથી તો અમારી અનુમતિ કેમ લ્યો છો તમે કે તમે કરશો કરો એમ કહો હોય એવા કોક કોક હે એને એના દિલમાં આ ભાવ છે કેમ હેત છે જે કેમ કરવું જ જોઈએ કરવાનું જ થઈ જ જાય લોકમાં એ જ રીતિ છે ને જ્યાં જ્યાં હેત હોય ત્યાં બધું થાય જ છે જે કે તે થાય વચન મનાય સત્ય મનાય શ્રીજી મહારાજ મેમકા પધાર્યા મેમકા હું એકવાર ગયો પણ મને મેમકા બહુ ગમ્યું હજી કોઈક ડોહલાઓ બેઠા છે કે જે ઇતિહાસ સાચવીને બેઠા છે ત્યાં શું શું હતું એ લાકડી લઈને તમને હારે હારે ફરી ફરીને બતાવ્યો કે અહીંયા શું ભાઈ પણ એને એ કૂવો એ ભોગાવા નદી કેટલી વિશાળ પટવાળી આમ જોઈએ જ રાખો અને મને તો શિયાળો ચોમાસું કરતા બધાને ચોમાસામાં વધારે મજા આવે મને આવતી છે પણ મને ઉનાળો વૈશાખ તપ્યો હોય અને એમાં મને કુદરતી સૌંદર્ય જે ઝરતું દેખાય છે દુનિયામાં નથી દેખાતું ઉનાળો હવે ગાંડો થવું કેમ આ ભલે આમ તાપ લાગે પણ કેમ જોવાનું હોય ને આ બિલ્ડિંગ આડા આવી ગયા નહીં આ તો વગડો છે ને એ ઉનાળામાં હું જોઈ જ રાખું અહીં શું છે નહીતર આ કોઈને કહેવાય ને તમને કહી દઉં હું જોઈ જ રાખવા એટલું બધું સૌંદર્ય લાગે કે મારે કોઈ શબ્દો હું કોઈ કવિ નહીં ને એટલે વર્ણન નથી કરી શકતો પછી આ નથી દેખાતો ને એટલે આ બાજુ જોઉં છું ન્યાય જાડવા ઉગ્યા ગયા છે થોડોક ઓલો ભાગ છે પણ એ જોઈ જ રાખું શું સરે છે એ હું ત્યાં મેમ કાગ્યો ભોગાવાનું બધું જોયું વિશાળ પટ એમાં શ્રીજી મહારાજ સ્નાન કરવા ગયા હોય અને બાજુમાં ઊંચા કાંઠા ઉપર કુવો છે ત્યાં શ્રીજી મહારાજે એ ગામના માણસો આવ્યા હોય એને સમાધિમાં મોકલી દઈ લાઈનમાં સુવડાવી દીધા હોય અને પોતે નાવા વૈયા જાય અને આ બધા સૂતા હોય કોઈ ગોલોકમાં કોઈ અક્ષરમાન કોઈ શ્વેતદીપ ને કોઈ વૈકુંઠમાન વિહાર કરતા અને સહજાનંદ સ્વામી સ્નાન કરતા એને મન પડે ત્યારે આવે સ્નાન કરી લે કુવા પછી એને જગાડે આવી લીલાઓ શિવ મંદિર છે ત્યાં મહારાજ એ જ જગ્યાએ નહીં ગાદી નહીં આશે નહીં ગાદીઓ નહીં તકલો કશું નહીં રાજાશાહી પણ ભોગવે અને સાવ વાઘરીના કુબામાં જઈને પણ મારો નાથ બેસે મારો બાપ સહજાનંદ સહજ સહજ સહજ સહજ એવરી મોમેન્ટ આનંદ આનંદ ને આનંદ અને એની પાસે આવે એને આનંદ અને આનંદ એ શિવ મંદિરના ઉમરા ઉપર બેસીને એમણે ગામ લોકોને સભા કરે બહુ લીલાઓ છે ત્યાંની એ મેમગાની કહેવાય મૂળજી શેઠ રામજી શેઠ આહા એ બધા ભક્તોને મેં ક્યાંક ક્યાંક તમને એકાદ આગળ પ્રસંગો કયા છે તો મેમકા મહારાજ પધારેલા ઘણા વખત પધારેલા છે પછી ત્યાંથી વિદાય થતા હતા તો શામાભાઈ કણસાગરા શામાભાઈ પટેલ હંસરાજભાઈ સુથાર એ મહારાજને વળાવા આવ્યા ચાર જણા અને મૂળજી શેઠ આ ચાર જણા મૂળજી શેઠ શામા કણસાગરા શામા પટેલ અને હંસરાજ સુથા તે દૂર દૂર સુધી મહારાજની સાથે ચાલ્યા પછી શ્રીજી મહારાજે કહ્યું કે હવે રસ્તા જુદા પડે છે અને તમે પાછા વળો એ જે જગ્યાએ મહારાજે કહ્યું કે હવે તમે પાછા વળો કે આજે ઓટો છે શા માટે ઓટો રાખ્યો છે એ કથા એ તો હોય તો વચન મનાય એ ચાર જણા આવ્યા હતા ત્યાં સુધી એમને મહારાજે કીધું મૂળજી શેઠ હંસરાજભાઈ શામજીભાઈ શામજીભાઈ પટેલ હા અમારી વાત મનાશે અરે મનાશે એમ બોલાય પ્રભુ હુકમ કરો તો કહે તમે આ વઢવાણ આ મેમકા તમારા ગામમાં જે કાંઈ તમારી ઘર વખરી હોય એ બધું જેટલું લેવાય એટલું લેજો ખેતી જાયજાદ જે કાંઈ છે મકાનો છે મૂડી છે મિલકત છે બેઠી મૂડી બધું મૂકી મેમકા છોડીને જતા રહી કોણ માને કોણ માને બોજો માને તમને અહીં કોઈ કે તમને જે અત્યારે મકાન ભાડે મેળવ્યું છે મૂકીને વ્યાજો તોય ન જાય હા <laughs> ભાડે નથી મળતા લે અને તમે કહો છો ભાડે મૂકીને વ્યાજ આવ જાય ભાડાનું ના મૂકે ત્યાં તો ગામ ગ્રાસ પોતાના પરંપરાના બાપની પેઢીનું હતું તો કે મૂકીને વ્યાજ આવ એક શબ્દ ઉચ્ચાર્યો નહીં ભલે મહારાજ હંસરા સુતાર ખોલડિયા જતા રહ્યા બે શામજીભાઈ શામાભાઈ હતા એ ચાણ પર જતા રહ્યા અને મૂળજી છે લીંબલી જતા રહ્યા મનાય આજ્ઞા નીકળી ગયા પણ અહીંયા પાંચ ડગલા પાછા ફેર્યા ને એટલે પછી ચારેને કીધું મહારાજે કે વિશ્વાસ આનું નામ છો એક શબ્દ ઉચ્ચાર્યો નહીં કે શા માટે એમ પછી પ્રભુએ કીધું મેં તમને કીધું ને તમે માયના મારે તમને હવે કેવું પડે શા માટે મેં કીધું અરે પ્રભુ કયો તો તમારી મરજી ના કહો તો અમારે ત્યાં નીકળી જ જવાનું છે તો કે બીજા માને તો કેજો દયાળુ છે ને સહજાનંદ દયાળુ બળવંત બહુ નામ કોઈ બીજા માને તો કેજો બાકી વીસ દિવસની અંદર વડોદરાનો બાબો દિવાનને વઢવાણ સાથે રાજ સાથે એને વડચેટ થશે વઢવાણને જીતશે લૂંટશે આખા મેમકાને લૂંટશે અને મેમકા ગામને આગ લગાડી સળગાવી દેશે માટે કઉ છું વૈયા જાય <laughs> વૈયા જાય બીજાને કીધું તો દાંત કાઢ્યા કે એ તો બોલ્યા રાખે એટલે બોલો છે ને મનાય એટલે આપણને કોઈ એવું કીધું નથી કારણ કે કરે ને શું કહે ગજબ અરે હા થોડા વર્ષો પહેલાની વાત છે આ આપણે જોગી સામે સુતા તે ઢોલરા જતા હતા બળદગાડામાં બેસીને જતા ઢોલરા ગામ આમ સામે દેખાય બળદગાડું રૂમઝુમ રૂમઝુમ રૂમઝુમ રૂમઝુમ હાલી જાય એમાં એ ગરીબ ભગત નીકળ્યા અમે કહે સાધુ તારે કાયમ આવ્યા તારે ક્યાં જવું છે હે જય સ્વામિનારાયણ તો દંડોત મીંડા કરવા હે જોગી સ્વામી બાપા જોગી બાપા એટલે અમે તારે ગામ આવ્યા તું ક્યાં જા બાપા હું તો મારે ખેતર જાઉં છું કા હા વરસાદ ખેંચાઈ ગયો મોલ ઉગી ગયા વરસાદ આવતો નથી અને હવે જો સવારે થોડું પાણી ભેળું થયું હતું કુવામાં ગામડામાં ઉલાળો કે એટલે મેં એ લઈ લીધું છે પાણી પીવડાવી પાઈ દીધું ખેતીને થોડો કપાસ આવ્યો છે અને થોડો બાજરો છે તો હવે થોડું પાણી ભેળું થઈ ગયું છે તો જઈને થોડું ઉલેચી આવું અને જેટલું પી જાય એટલું પાઈ દઉં તો બાપા કઈક હાથમાં રહી જાય આ વરસાદ તો જો ને હાથ તાળી દે વાદળ આટા મારે છે આમ અન્નકૂટમાં આપણે જેમ દર્શન કરીને નીકળી જાય એમ અન્નકૂટમાં દર્શન જ કરવાનો હોય આપણને કોઈ થોડો એક જ આપે કોઈ એટલે જાઉં છું વાડીએ થોડું પાણી મોલાતને પાયો વરસાદ ખેંચાઈ ગયો બાપા સ્વામી કે કાંઈ નથી પાવું સાધુ ગામ આવ્યા ને અમારા ખેતરે આટા મારવા છે નથી જવું બેહી જા ગાડામાં તમારી મરજી જેને જેની ખેતી ઉપર આધાર છે એ કે જોગી બાપા બોલ નથી પાવું નથી પાવું હાલો ગાડામાં બેસી ગયા થાય હે બાપા તમે તો કયો છો પણ હવે અમારે તમારો રોટલો અમારા દાણા દોડી ઉપર છે રેવાય દો રેવાય સલાહનું લિસ્ટ કાઢે અને કે વાંધો બેસી ગયો તો સ્વામી આવી જાય ગાડામાં બેઠા સ્વામી વાતો કરી મંદિરે આવ્યા ઉતર્યા પછી પેલા હરિભગત ને કે ઠેક જા ઘેરે પણ વાડીએ ભયો જતો ને હજી પાછું એ તો ઉભું જ છે વાડીએ ભયો જતો ને ઘરે જઈને હુઈ જાય અરે બાપા જાઓ તમે ના પાડો ન જાઓ હા ઘરે રહેજે હું હોઈ જાય માળા કરે માળા કરજે વાડીએ જતો ને નહીં જાઓ તમે કયો ત્યારે જઈશ આને હેત કહેવાય તમે કયો ત્યારે જઈશ એ ભગતનું નામ હું મને મગજમાં નથી રહ્યું લાગ્યું તમને બધું કહી શકું ભગત તો પછી હરિભગત તો એના ઘેર ગયા અઢી વાગ્યા છે બપોરના વરસાદ ખેંચાઈ ગયો ભયંકર તડકો વરસાદ આવે નહીં સ્વામી થોડી વાર આરામ એવું બધું કરી પછી અઢી વાગ્યે ઉઠ્યા નીકળ્યા કોગળા પાણી કર્યા ચાદર મૂકી દીધી આ ધોતી હતી ધોતીનો છેડો કાઢી આમ ગળા ઉપર નાખી અને મંદિરના ધાબા ઉપર ગયા ધાબુ તપે એટલે ચમ ચમ થઈ જાય હો તે જે સેવામાં સાધુ હતો ને દોડીને ગયા કરે સ્વામી અહીંયા અત્યારે આ તડકામાં મા બાપ આલિયાળો ચપલા એ પહેરે નહીં ના ના પણ અહીંયા શું કરવું આ તડકામાં ધોમ તડકામાં ત્યાં તો પલાઠી વાળીને બેસી ગયા અરે અરે સ્વામી ઉભા રહ્યો ગાદલું નાખ્યું ગોદડું નાખ્યું ના તો કા હમ મેં ઓલા હરિભગત ને પાછો કાઢ્યો છે ઘેરે હવે તો સહજાનંદ સ્વામી નવડાવે તો જ નાવું છે વરસાદથી નહીતર ઉતરવું જ નથી હવે શ્રીજી મહારાજ નવડાવે તો જ નાવું છે ને હેઠું ઉતરવું છે બેસી ગયા માથે બોલ જેમ જેમ થોડો થોડો થોડો થોડો સમય જવા માંડ્યો ત્યાં તો ફોદા જેવા જે વાદળા આંટા મારતા હતા એના કલર બદલાવા માંડ્યા ને વાત વાત વાતમાં વાત લાગે કેતા કેતા વાત લાગે સાંભળતા વાત લાગે ત્યાં તો કાળા ભંબર વાદળા થઈ ગયા અને બાર બાર વર્ષથી બે બેનબણીઓ પરણી પરણી ઉગમણે આથમણે વહી ગઈ હોય ને અચાનક ક્યાંક બસ સ્ટેન્ડ ઉપર ભેળી થઈ જાય ને બે મળીને બથમાં હાથ નાખીને જેમ હાડકાની કકડાટી બોલાવે એમ વાદળીઓ ભટકાણે કડાડાડાડાડાડાડા વરસાદની વરસાદ થઈ ગઈ આખો ઢોલરા પંથક ને બધું પાણી પાણી થઈ ગયું એક સાધુના વચનમાં રાખ્યો પોતાનું તો થયું આખા ગામનું ભલું થઈ ગયું <laughs> આખા ગામનું ક્યાં છે જ ને બેઠા છે ને હાલે પણ મનાય તો હા બાકી તો બીજે બધું મનાય છે ને એક જણો છે ને ઘરે આવ્યો ને રાતે લાલ લેન્ટર્ન આવે ને એ લઈને આવ્યો એની પત્ની કે આ તમે ક્યાંથી લાવ્યા તે કે રસ્તામાં પડ્યું હતું તું લેતો આવ્યો અરે તમારી ભલી થાય રસ્તામાં ના પીડ્યું આ મ્યુનિસિપાલિટી વાળા એ કોઈ ખાડો હોય ત્યાં મૂક્યું હોય <laughs> આટલી અક્કલ નથી મને ખબર હોત તો હું તમને આ ત્યાં મૂક્યું હોય કોઈ ખાડામાં પડે નહીં એટલે મ્યુનિસિપાલિટી વાળાએ ખાડામાં કોઈ પડે નહીં એટલે ત્યાં આ ફાનસ મૂક્યું હોય લાલ એ તમે ઉપાડીએ મને એમ ક્યાંય કોઈ નથી રખડે છે તું લેતો આવ્યો જાવ અત્યારે ને અત્યારે પાછું મૂકી આવું એ રાતે પાછો કાઢ્યો તે ફાનસ મૂકવા ગયો આખી રાત વહી ગઈ તોય ન આવ્યો બીજે દિવસે દસ વાગ્યે આવ્યો એની પત્ની કે આ તમે શું કર્યું બાર કલાક વહી ગઈ તો કે શું કરું તે કીધું ને ખાડો હતો ત્યાં મૂકે કઈ ખાડો જડ્યો નહીં પછી ગાળ્યો પછી મૂક્યું આજ્ઞાંકિત જુઓ તમે ખાડો જડ્યો નહીં તો ગાળ્યો અને પછી મૂકી અને પછી આવ્યો કેટલું આજ્ઞાંકિત પણ પાળેલા જેવું છે ને આવું આજ્ઞાંકિત પણ દુનિયામાં તો છે પણ ભગવાનના સાધુમાં આવે તો કામ થઈ જાય જેને સત્સંગનો અંશે નહીં હોય જિંદગીમાં એને અમુક વાતો નહીં અનુકૂળ પડે આ બધી વાત સાંભળવી ને કે સાધુ કીએ એ બધું કરવું ના તે એ નહીં ઠીક પડે એ જ વાત હવે લઉં છું સત્ય વચન મના હેત હોય તો એટલે જે કહે પાળે એમ જ કરે ઉગમણે જાઓ તો ઉગમણે રાથમણે જાઓ રાથમણે હે વિનોબા ભાવે ચાલ્યા જતા હતા ક્યાંક જતા હતા એમાં કોઈ ગાંધીજીની ચિઠ્ઠી આપી તમે જ્યાં હો ત્યાંથી <clears throat> આ કાર્ય માટે નીકળી જજો બોલો એ ચિઠ્ઠી જ્યાં આપીને ત્યાંથી જ વિનોભાઈ વિનોબાભાઈ ટન લઈ લીધો હેત છે ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ કેવું ખોપડું પણ વાત વાતમાં એ એમ કહેતા મેં મારી બુદ્ધિને તાળું મારીને ચાવી ગાંધીજીને દઈ દીધી છે <laughs> મેં મારી બુદ્ધિને તાળું મારીને ચાવી ગાંધી બાપુને દઈ દીધી છે એટલે એ વાત તો તમે કરશો જ દઈ બાપુ કે નામ કેમ એમ જ થાય જ્યાં છે સ્નેહ છે ત્યાં આ જ વસ્તુ પેદા થાય અને કાર્ય પણ એ વગર થતું નથી આ સત્તર જણા તુંડા ભિન્ન ભિન્ન મત કાઢે એમાં કોઈ કામ થાય ગાંધી બાપુ આરે જેટલા રહ્યા હતા એ બધા પાપું પપડું વગાડે સુભાષચંદ્ર બોઝની જેમ તો કામ થાય એક રાગે જેટલા ચાલનારા હોય અબ્દુલ ગફાર ખાન હોય કે સરદાર વલ્લભભાઈ હોય કે રવિશંકર બાપા હોય કે રતુભાઈ અદાણી હોય કે જે હોય તે કામ તો એમ થાય સત્ય વચન બનાવે પણ લૌકિક વાત આપણે કરીએ ને તો બધાને ગળે ઉતરી જાય બીજી આ સત્સંગની અધ્યાત્મની વાત આવે ને એટલે ત્યાં બધાને ફિઝુલ લાગે એ હું તમને કહું છું એ જ એવા એ જ કહેવા જઈ રહ્યો છું વાત સત્ય મનાય એટલે કાગના અને બીજું એના વચન સત્ય મનાય એટલે એ જે નિરૂપણ કરે તત્વ નિરૂપણ અધ્યાત્મ નિરૂપણ ધર્મ નિરૂપણ ભગવાનના સ્વરૂપનું નિરૂપણ આત્માના સ્વરૂપનું નિરૂપણ જગતના સ્વરૂપનું નિરૂપણ ધર્મ વિશે ભક્તિ વિશે જ્ઞાન વિશે વિશે જે કંઈ બોધ આપે ઉપદેશ આપે એ વચન સત્ય મનાય હેત હોય તો નહીતર શું છે વાતે વાતે આવું તે કઈ હોતા હશે જો આ આ ઊભું થાય શું થાય આવું તે કઈ હોતા હશે <clears throat> હવે અહીંયા થાય ને અહીંયા જ હું તમને વાત કહેવા માંગુ છું આજે જે રેશનાલિસ્ટ કહેવાય છે ને બુદ્ધિ પ્રામાણ્યવાદી પોતાનું એક નામ આપે છે એવા બધા રમણ પાઠક ના અંતે બધા જે આજે ઘણા છે જમનાદાસ કોટેચા ના અંતે ઘણા સુરતમાં નામાં રાજકોટમાં એનો આપણે વિરોધ નથી એ આપણા પ્રભુનો શણગાર છે કારણ કે વિરોધ પક્ષ તો હોવો જ જોઈએ આપણને કોઈ ઓલું હોતું જ નથી કારણ કે એ આપણી ધાર કાઢતા હોય છે પણ આ રમણ પાઠક છે એ બધાનો લગભગ બધાના એ ગુરુ ગણાય આમ તો કાબુરથી માંડીને બધું ચાલ્યું આવે છે તમારો વિષય નહીં આ તો અમારો બધો વિષય છે તો વસ્તુ સિત્તેર બરટા રસેલથી આવે છે એનાથી આગળથી છે પણ રમણ પાઠક એમણે અખબારોમાં મુંબઈથી પ્રગટ થતું અખબાર એમાં એમણે વર્ષોથી એક કોલમ ચલાવીને એનું નામ જ રાખ્યું સંશયની સાધના એમનું એક જ કેવું હતું કે આપણા શાસ્ત્રોમાં સંશય કરવાની ના પાડી છે ગીતામાં જ લખ્યું સંશય આત્મા વિનશ્યતિ જો તમે સંશય કરશો તો તમે વિનાશ પામશો બસ આ વિરોધ જો આ હું જે કહું છું એ સમજજો ગીતામાં જ લખ્યું છે સંશયાત્મા વિનશ્યતી આ જ મોટો માનવના પ્રગતિમાં અવરોધક વાત છે આ કે સંશય ન કરવો કારણ કે સંશયમાંથી જ તો વિજ્ઞાનનો બોધ થાય છે અનેક પ્રકારની શોધ સંશોધન થાય છે સંશય ન થાય તો કોઈ આવૃત ન થાય આવૃત થયેલું ઉદઘાટિત ન થાય ડિસ્કવરી કેમ થાય શંકા તો થવી જોઈએ ને આનું આમ કેમ આ સંશય આત્મા વિનશ્યતિ એક એ જ મોટો વિરોધ ધર્મની અંદર બધાને બુદ્ધિને તાળા મારી દેવાની જે વાત કરી છે એટલે ધર્મ સાથે જ વિરોધ છે અને એને કોલમનું નામ જ રાખ્યું સંશયની સાધના અને એને ચલાવ્યું બધું લેખો બધું ઘણું લાગ્યું એમાં મેં ઘણા બહુ વાંચેલા છે વાંચવું તો બધાનું પડે હું ઘણાનો વાંચું ને એટલે અમુક લોકો પછી આપણે વાત કરીએ ને કોક કોક મળે એ એવા છે તો તમે એને વાંચો છો શું કામ એ એવો છે ને એ કેવો છે એ જાણવા માટે વાંચવું પડે છે જાજરૂમાં કઈ ગાદલું પાથરી સુવાનું ન હોય શુદ્ધિ થવા માટે જવું પડે ભલા માણસ કઈ જાજરૂમાં સુવાનું થોડું હોય તમે એમ કહો તમે જાજરૂમ શું કામ જાવ છો ગંધ મારે છો તો જાવું પડે ને ગંધ કાઢવાય જવું પડે નાસ્તિક હોય કે ગમે તે હોય તો આપણે આસ્તિક લોકો પણ એને શું છે જોવા માટે ખોલીએ એટલે શું ઓલી વાત છે કઈ ઘણાને મગજ નથી એવી રીતનું વિચારી શકતા સંશયની સાધના સંશયાત્મા વિનય બહુ મહત્વનો મુદ્દો છે સાંભળજો બરા ધ્યાનથી અને વાતે સાચી છે ગીતામાં કે સંશયાત્મા વિનિશ્યતી બીજી જગ્યા આવે ઈશોપનિષદમાં આવે પણ કે તમે તર્ક કરશો તો તમે આ નહીં પામો હા બધી જગ્યાએ આવે ઉપનિષદોમાં તરત શ્રદ્ધસ્વ પેલું જ તરત ગુરુ કહી દે તારે સાંભળવું છે બહુ બેસી જા શ્રદ્ધસ્વ હું કહું એમાં શ્રદ્ધા રાખ અને આ રેશનાલિસ્ટોને આ વિરોધ પડે બુદ્ધન તાળ જ મારી દેવાના એટલે એમને બનતું નથી પણ મારી નમ્ર વિનંતી છે એવા બધા રેશનાલિસ્ટ તેમજ આજે ઘણા એવા કથાકારો આ તે વાતો પ્રવચનો વ્યાખ્યાનો લેખો લખનારા વિદ્વાનો કહેવાતા હોય એ બધાને પણ એ વાત ઠીક લાગે કે ધર્મમાં આજે કહેવામાં આવે છે સંશય ન કરવો એ વાત ખોટી છે સંશય તો હોવો જોઈએ ને સંશય તો જ્ઞાનની જનની છે વાત સાચી છે સંશય તો જ્ઞાનની જનની છે તો એની ના પાડે એટલે વાત બહુ ખોટી છે આ ન હોવું જોઈએ અને કોઈ દિવસ ગળે ઉતરેવી વાત નથી પણ કહેવાનું એ છે કે આવા મોટા બધા હોવા છતાં ભણેલા ગણેલા હોવા છતાં ડિગ્રીધારી હોવા છતાં બુદ્ધિના ભડકા હોવા છતાં ડિગ્રી ઉપર ડિગ્રી ને એને માથે ડિગ્રી એમાં ડિગ્રી ચડી ગઈ હોવા છતાં સંશય કોને કીધો છે અને સંશય ક્યાં વિનાશ કરે છે એનો ભેદ એ લોકોને નથી એટલે આવું કહે છે તમે એમ કહેતા હો ગીતામાં સંશયાત્મા વિનશ્યતિ કીધું છે કીધું છે ને એ જ ગીતામાં અર્જુને છેક સુધી સંશયો કર્યા છે કે નહીં પહેલેથી સંશય અર્જુન કરે છે કે તમે આમ કહો છો કે માં મને ગળે નથી ઉતરતું હોય હું આને મારી નાખું તો આમ થાય આને મારી નાખું તો આમ થાય આમ કરું તો આમ થાય તમે મને કેમ જોડ ત્યાં સુધી કૃષ્ણ ભગવાનને કહી દે તમે ઘડી જ્ઞાનની વાત કરો છો ઘડી કર્મની વાત કરો છો મને તમે કેમ ગૂંચવો છો કેવી વાતો કરી છે તો એ જ ગીતામાં ભગવાન એમ કહે પેલી જ ઘડીએ ન કહી દે સંશય ના કરીશ નહીં તારો વિનાશ થશે પણ અર્જુન સંશય કરે છે ભગવાન પ્રેમથી જવાબ આપે છે અને અર્જુન નો ઉદ્ધાર થાય છે ને નરનારાયણ દેવ થઈને પૂજાય છે માટે પેલા વિચાર કરો કે એ સંશય આત્મા વિનશ્યતિ માટે શું કહેવું છે ઉપનિષદોને ગીતાને ભગવાન શ્રી કૃષ્ણને શું કહેવું છે એ સંશય આત્મા વિનશ્યતિ એટલે શું તમે રેશનાલિસ્ટ હોવા છતાં બુદ્ધિવાદી હોવા છતાં બહુ પ્રવચનો કથા કરતા હોવા છતાં તમને ખબર નથી અને નથી એટલે મેં ઘણાના મુખે આ સાંભળ્યું ત્યારે મને એમ થાય કે આટલી આને કોણ મેસેજ પહોંચાડે કે આ આ સંશયાત્મા વિનિશ્ચિત તેમાં સંશયમાં બે પ્રકાર છે એક બે પ્રકારે સંશય થાય એમાં એક પ્રકારના સંશયની સંપૂર્ણપણે છૂટ છે વેદ ઉપનિષદ વેદાંતમાં બધે વચનામૃતમાં પણ સંશયો કેટલા છે નથી બધી જગ્યાએ છે ઉપનિષદોમાં પ્રશ્નો પ્રશ્નોપનિષદ જ છે આખું પૂછે એમ તો ગુરુ રાજી થાય ન્યાય ભણાવે ને ત્યારે ગુરુ એને એક વાર ભણાવી દે પછી પૂછે હવે તને કોઈ પ્રશ્ન થાય છે નથી થતો તો ગુરુ બે થપાટ મારે મૂર્ખ છો મૂળ છો તને કોઈ પ્રશ્ન ના થયો એટલે ફરી વાર ભણાવે હવે કોઈ પ્રશ્ન થાય ઓહો હો હો મને પાંચ દસ પ્રશ્નો છે તો વળી બે લાફા મારે પાંચ દસ જ તને શબ્દે શબ્દે પ્રશ્ન થવો જોઈએ તો તું સાચો શિષ્ય છે આમાં ક્યાં સંશયની ના પાડી છે આખી ગીતા સંશય ઉપર છે અને છતાંય એને વિશ્વરૂપનું દર્શન થાય છે નરનારાયણ દેવ થઈને પૂજાય છે અર્જુન એટલે મુરબીઓ થોડું વિચારો સંશય બે પ્રકારના છે એક પ્રકારની મના છે ને એક પ્રકારનો આવકાર છે <clears throat> એક જિજ્ઞાસાથી તમે જેટલા સંશય કરો એ બધા આવકારી અશ્રદ્ધાથી તમે જેટલા સંશય કરો એના ઉપર પ્રતિબંધ આ ભેદ સમજવાની હજી થોડી જરૂર પડશે એક દ્રષ્ટાંત આપણે આપણે અમદાવાદના પ્રાણવલ્લભ બ્રાહ્મણ એ વિપ્ર શ્રીજી મહારાજ વખતની વાત ગોદાવરી સંઘ સાથે તીર્થયાત્રા કરવા ગયા એમાં મરકી રોગ પ્લેગ એ એને લાગુ પડ્યો કોને પ્રાણવલ્લભને હરિભક્તને સારામાં સારો હરિભક્ત એને આ રોગ લાગુ પડ્યો અને મરી ગયા મૃત્યુ થઈ ગયું શ્રીજી મહારાજ તેડવા આવ્યા લઈને ગુપચુપ વયા ગયા હા સાંભળજો રસ્તામાં એને વિમાનમાં બેસાડીને ઘરઘરાટ અવકાશમાં શ્રીજી મહારાજ ચાલ્યા જાય છે ત્યારે શ્રીજી મહારાજે પેલા પ્રાણવલ્લભને પૂછ્યું પ્રાણવલ્લભ તારે કંઈ કેવું છે મહારાજ મને થોડુંક એમ થાય છે કે આ મરકી રોગ અત્યારે લાગુ પડ્યો છે ને એમાં હું મર્યો તો સાથે આવ્યા છે એ બધા કે હરિભક્તો નથી એને એમ થશે કે આ દુનિયા મરી ગઈ એમ મરી ગયો એટલે મહારાજ મેં એને જો જરાક કાંઈક ચોખવટ કરી હોત ને તો એને સંશય ન થાત અને એનું ભલું થાત મારે એને જાણ કરવાની જરૂર હતી હું દુનિયા મરે એમ નથી મર્યો મને મારો બાપ તેડવા આવ્યો છે અને હું જાઉં છું આમ કાળને માથે પગ દઈને જાઉં છું હું લોક મરે એમ નથી મર્યો આ મારે મનમાં છે શ્રીજી મહારાજ કે હાલો પાછો મૂકી જાઓ એમાં શું જોઈજો વિમાન પાછું વાડ્યું દેહમાં પાછા મૂક્યા એ ટાણે અહીંયા ચિત્તામાં આમની શરીર ખડક્યું હતું હજી ગોઠવ્યું માથે થોડા લાકડા નાખ્યા અને જેવો પ્રાણ મૂક્યો એટલે બધું હળ્યું હતું લાકડા દડો દડ હેઠા મેળા ઘડી ગયો ભાગ્યા ભૂત આવ્યો એટલે પ્રાણવલ્લભ કે ભાગશો નહીં ભૂત નથી હું પ્રાણવલ્લભ પોતે છું તો તમે તો મરી ગયા હતા ને <laughs> મરી નતો ભગવાનના ધામમાં ગયો હતો મારો પ્રભુ સહજાનંદ સ્વામી મને તેડવા આવ્યા હતા હું જતો હતો પણ તમને એમ ન થાય કે બીજા મરે મર્યો માટે કાળનો વેગ ભયંકર છે આમાં કોઈનું નક્કી નથી કોણ ક્યારે ઉપડી જાય હા પણ ભાઈ સાચો મનુષ્ય દેહનો લાભ શું છે હરિનું ભજન કરવું એ માટે હું તમને કેવા આવ્યો છું બીજા મરે એમ નથી મર્યો સહજાનંદ સ્વામીનું શરણું લ્યો ભગવાન રક્ષા કરશે અને જેને લઈ જશે તો એને દિવ્ય ધામ મળશે તમે બધા સાથે બેસો ને હું ધૂન બોલાવું તમે ધૂન બોલો અને આવી પેલી ને છેલ્લી ધૂન કે સ્મશાનમાં ચિત્તા ઉપર મરેલો માણસ બેઠો થઈને પાછો સ્વામિનારાયણ ધૂન ગવડાવે એ પ્રાણ વલ્લભે ધૂન ગવડાવી બધા સ્મશાનમાં ધૂન લીધી અને દસ પંદર મિનિટ શું ધૂન ગાય ભગવાન સ્વામિનારાયણના નામની અને પ્રાણ વલ્લભે કહ્યું હવે રાખો લ્યો હવે હું જાઉં છું બધા ભજન કરજો જય સ્વામિનારાયણ કે ચિતામાં જાતે સુઈ ગયો અગ્નિ સંસ્કાર કર્યો એટલે આ વાત હોય મારે શું કહેવાનું છે આ તો મેં શું બીજા દ્રષ્ટાંતો ઘણા લઈ શકાય પણ આ તો આપણે શું અર્ધી રાતથી આપણો સમય બગાડવો ભગવાનને ભગવાનના ભક્તોનું ચરિત્ર કહેતા કહેતા રાત જાય તો આપણું સારું થાય સાંભળનારું સારું થાય એટલે બાકી તો સંશયને સમજાવવા માટે તો લોટ ઓફ દ્રષ્ટાંત બીજા મળે છે તો જે અશ્રદ્ધાથી સંશય કરે છે એનો સંશય કેવો એ તમે જોજો આ વાત કરે ને એટલે એને શું થાય તરત આવું તે કઈ હોતું હશે આ સંશય વિનાશ કરે છેક સુધી અર્જુન એમ જ બોલે રાખે આવું તે કઈ હોતું હશે આ બધા મરેલા છો તું નહીં મારે તો હું મારી નાખી આવું તે કઈ હોતું હશે હે આ બધો યોગ તમે સૂર્યને કહ્યો હતો પછી ફલાણાને કીધો હતો આજ તને હું કહું છું હવે એને કેટલા યુગો ગયા તમે અત્યારે મારી સામે ઉઠા છો તમે નાનપણ નાનપણના હતા ત્યારથી હું તમને ઓળખું આવું તે કઈ હોતું છે એ અર્જુન કોઈ દી ઉદ્ધાર થાય એ સંશયની ના છે આવું તે કઈ હોતું છે મતલબ શું છે એને સંશય થયો છે સંશયને સાચવી રાખવો છે એને નાબૂદ નથી કરવો જયારે અર્જુનનો જે સંશય છે જિજ્ઞાસાનો એ શું એના તરત શું થાય આ પ્રાણવલ્લભની કથા સાંભળે મને શંકા થાય છે સંશય થાય છે આવું કઈ રીતે થતું છે બે પ્રશ્નો ફરી ગયા આવું તે કઈ હોતું છે વાત જ મૂકી દીધી કે ઓલો શું કે છે આ થયું મેં સાંભળ્યું પણ મને મનમાં શંકા થાય છે આવું તે કેમ થતું હશે કારણ કે મરી ગયો સ્મશાને લઈ ગયા ચિત્તામાં ગોઠવા તો કમસે કમ કલાક દોઢ કલાક તો ગઈ હશે તો શરીરનું જે વિઘટન થવાનું હોય જળ થવાનું હોય એ બધું થઈ ગયું હોય પછી અત્યારે માનો કોઈ એવા કિસ્સા બનતા હોય કે માણસ મરી ગયો હોય ને બે ત્રણ દિવસ પછી પાછો આવે તો ધીમે ધીમે હલનચલન થાય પછી ડોક્ટર ઓક્સિજન આપે ફેફસાને ગતિ આપે આઈસીયુમાં રાખે ધીમે ધીમે શરીર કંઈક ગરમ થાય પ્રાણનો સંચાર થાય પછી જબાન ખુલે પછી કંઈક કલાકો પછી એમ કરીને બોલે હવે આ તો સીધો સ્પીચ જ આપવા માંડ્યો તો આ ગળે નથી આમ થોડું ઉતરતું કે આવું કેમ થતું હશે એને સંશયને તોડવો છે પણ જાણવું છે કે કેમ થતું હશે ઓલો તો શું કે આવું તે કઈ હોતું હશે એ સંશયની ના છે સમજાયું આપણે પહેલે દિવસે સ્કૂલમાં ભણવા ગયા અને સાહેબે કીધું એ એક બગડે બે હવે આપણે તે દિવસે કઈ સાહેબ આને તમે શું કીધું એકડો આને એકડો કેમ કહેવાય આ જે સંશય છે ને એ કોઈ દિવસ ભણે ન ભણે સાહેબ કે અત્યારે એકડો સ્વીકારી લ્યો શ્રદ્ધ સ્વ પછી તમને જ ખબર પડશે આને એકડો કેમ કહેવાય <laughs> આ ઉપનિષદ ની કથાઓ છે આધ્યાત્મ છે માથે મુંડો કરે એટલે અંદરનો મુંડો કરે અંતરને ધોવે ને હરિયારે તાર લાગે ત્યારે પ્રશ્નોના જવાબ મળે એમનેમ કઈ જવાબ મળતા છે ભલામણ તો આ કેમ થાય આવી રીતે બોડી કેમ કામ કરે આ એમ કામ કરે જુઓ ભાઈ તમે જુઓ આ પ્રાણવલ્લભ છે ને એની જ કથા છે હા કોને શ્રદ્ધાથી જિજ્ઞાસાથી સંશય કરે છે એને એને હવે આપણે કહીએ છીએ કે આ કેમ થાય જો એમ થાય આ પ્રાણવલ્લભ જે ચિત્તામાં બેઠો થયો હતો ને એની પોતાની જ કથા છે એ છે ને સજાનંદ સ્વામી પેલા નહોતો મળ્યો એ છે ને મુમુક્ષુ જીવ હતો પણ એને થઈ ગયું ભગવાનનું ભજન કરવું જોઈએ પણ મારે એવો ભગવાન જોઈએ કે જે ખરેખર મારો ઉદ્ધાર કરે અને એવો દેવ મંદિર જોઈએ કે જેનું હું દર્શન કરું ભજન કરું તો મને મારો ઉદ્ધાર લાગે તો પ્રાણવલ્લભ વલ્લભ ખરેખર આ કથા તમે જાણ્યો ન જાણી મને ખબર નથી પ્રાણવલ્લભ રોજ સવારમાં સરસ મજાનો પુષ્પનો હાર લઈ આખા અમદાવાદમાં આટા મારે એટલે એકડે એક આમ લેતો આવે આજુબાજુ ક્યાંય ગયા હોય ને તો તરત ફૂલની માળા લે અને જ્યાં દેવ મંદિર હોય ને એને મનમાં પ્રતિજ્ઞા કરી હતી કોઈને કહ્યું નહોતું આ જાણી રાખજો કોઈને કહ્યું નહોતું મનમાં પ્રતિજ્ઞા કરી હતી પ્રાણવલ્લભે કે હું ફૂલની માળા રોજ બનાવે એની એની શ્રદ્ધા જોવો રોજ ફૂલમાળા હાથે બનાવે અને દેવ મંદિર હોય ત્યાં જાય દર્શન કરે પગે લાગે માળા કોઈ દી આપે નહીં ઘરે લઈને પાછી બીજું આવે બનાવે આપે જ નહીં હવે આ ગદ્દાયને સંશય થાય માળો રોજ ફૂલમાળા બનાવે દેવ મંદિરે દર્શને જાય નવા નવા મંદિરે જ દર્શને જાય નવા એક મંદિરે ગયો બીજે દિવસે ત્યાં ન જાય નવા નવા મંદિરે જાય ફૂલમાળા નવી બનાવે દર્શન કરે ફૂલમાળા પાછી લાવે ઘરે આવી ઉકળામ નાખી દીધી છે ને વિચિત્રતા તો એ વિચિત્રમાં ચિત્રતા છે એને મનમાં એક પ્રતિજ્ઞા કરી હતી એક સંકલ્પ કર્યો હતો એ દેવ મારો ઉદ્ધાર કરે કયો કે હું ફૂલમાળા લઈને જાઉં અને એ દેવ મારી પાસેથી માળા માગી લે લાવ પ્રાણ વલ્લભ લાવ તારે માળા લાવ મારે પહેરવી છે એ દેવ મારે આશરો કરવો અને એને પગે પડવું આ એનો મનમાં સંકલ્પ ડેરે ડેરે ફરે ગામડે ગામડે જાય ત્યાં કરે એમાં પછી આવું બધું કરતા કરતા કરતા પછી નરનારાયણ દેવ કાળુપુરના મંદિરે પ્રાણ વલ્લભ ગયો હાથમાં માળા અને ડેરામાં જ્યાં નરનારાયણ દેવની સામે આમ ઉભો રહ્યો બોલો સંકલ્પ તો હતો નરનારાયણની મૂર્તિએ કીધું પ્રાણવલ્લભ લાય તારી પુષ્પની માળા અમારે ધારણ કરવી છે અને માળા માગીને પ્રાણવલ્લભ પગમાં પડ્યો ભવ્ય સાથે આ દેવ ખરો અને એમાંથી પછી એ સહજાનંદ સ્વામીને આશ્રય થયા અને સત્સંગી થયા અને મહારાજને મળ્યા અને અઠંગ હરિભગત થયા હવે આ મૂર્તિ છે આપણા હાથમાં ત્યાં મિજાગરા કુદરત નાખ્યા છે ને જીભની અંદર પણ આ બધી સ્વર પેટીને વોકલ બોક્સ બધી સિસ્ટમ નાખેલી છે ને પથ્થરની મૂર્તિમાં ધાતુની મૂર્તિમાં તેવું કઈ નથી ને ને ભગવાન કરે બધું થાય છે ને એમ વોકલ સિસ્ટમ નથી છતાંય મૂર્તિ બોલી ને હાથમાં મિજાગરા નથી તો એ મૂર્તિ હાથ લાંબો કરીને હાર લીધો ને તો ભલામણ પથ્થર હોય એ જો ચૈતન્ય થઈ જતો હોય એને તો પરબ્રહ્મ કહેવાય તો ભગવાન છે એ શું ન કરે પ્રાણવલ્લભના ડેડ બોડીમાં ફરીથી જીવંત ન કરે હે એ જ કરે છે એ જ મૂર્તિ કાલીની હાથ લાંબો કરીને રામકૃષ્ણ પરમ જમાડતા એના થાળમાંથી જમતા આમાં મિજાગરા નતા ને મૂર્તિમાં એ બ્રહ્માનંદ સ્વામી વડતાલમાં પૂતળાઓ હતા એમની લાઈન આખી બતાવીને મહારાજને કીધું શ્રીજી મહારાજને કે જો કોઈ ભગવાન હોય ને તો આમાં પ્રાણ પૂરે અને પૂર્યા પથ્થરના પૂતળા વાજિંત્ર વગાડે પથ્થર છે એમાં જો ચૈતન્ય આવતું હોય તો આ તો માણસ જ છે તો એમાં કેમ ચૈતન્ય ન પ્રગતિ કરે ઠાકોરજી કેમ ન કરે અને ઠાકોરજીને તમે અજ્ઞાની માનો છો એને જયારે પ્રાણ વલ્લભને ઉઠાવ્યો હશે ને ત્યારે જ ખબર હોય પ્રાણ આ માગણી કરવાનો છે <laughs> તો ભલા માણસ એ કરતા અકર્તા અન્યથા કરતા છે અને બધું થાય છે માટે આ વસ્તુ થઈ શકે હા બરાબર છે પથ્થર બોલતો હોય પથ્થરના હાથ વળતા હોય તો પછી આ તો માણસ જ છે એ થાય આને સંશય નિવૃત્ત થાય પણ આવું તે કઈ હોતું હશે <laughs> એ સંશયનો કોઈ ઈલાજ નથી આને તો કઈ એકડો કહેવાતો છે તો ભણી રહ્યા કઈ ન થાય ભાઈ એ સંશયની મના છે પણ આપણે આવા બધા છે ને વાતો કરીએ ને ત્યારે ઘણા લોકોને એ ભેદ ન હોવાથી પછી એમ છે ધર્મમાં તાળા મારી દેવાની વાત છે તાળા મારવાની વાત નથી જિજ્ઞાસાથી પ્રશ્ન તમારે ગમે તેટલા કરો એ એનો ઈલાજ પણ છે ને એમાં મોક્ષ પણ છે પણ અશ્રદ્ધાથી વાત કરો માનવું જ નથી પેલા નક્કી કર્યું આમ હોય જ નહીં વાત પૂરી થઈ ગઈ એ સંશયાત્મા વિનાશ કરે છે હમ એટલે જે કહે એ વચન સત્ય મનાય કે જે આ છે આવું ભગવાનનું સ્વરૂપ છે આવું છે એમાં એને સંશય થાય કે આમ કેમ હશે તો એનો ઉત્તર મરે પણ આવું તે કઈ હોતું છે એનો ઉત્તર ના હોય આવું તે કઈ હોતું છે એને સંશયાત્મા વિનશ્યતિ કયો છે માટે જો હેત હોય તો વાત પરમ સત્ય મનાય અને પછી ત્રણ લાઈનમાં મહારાજે કહ્યું છે વર્તાલનું અગિયારમું કે જો સંતમાં હેત હોય તો તો એ જ આત્મદર્શનનું સાધન છે એ જ સંતના મહિમા જાણ્યાનું સાધન છે સત્સંગનો મહિમા જાણ્યાનું પણ એ જ સાધન છે અને ભગવાનનું સાક્ષાત દર્શન થવાનું પણ એ જ કારણ છે શું શું સાધન કોનામાં ભગવાનના સંતોમાં જો હેત હોય તો જ આત્મદર્શનનું સાધન છે એ જ ભગવાનનું સાક્ષાત દર્શનનું પણ સાધન છે અને સત્સંગનો સંતોનો મહિમા જાણ્યાનું પણ એ જ સાધન છે હેત રાખ્યાથી આટલું બધું થાય છે હેતથી જ બધું થાય છે હેત એ જ સત્સંગ છે માટે કહ્યું છે સાધુમાં હેત એ જ સત્સંગ છે સાધુમાં આત્મબુદ્ધિ એ જ સત્સંગ છે હજી એ શું કામ આવે છે એ હેત એ અમૃત જેવી વાત તો બાકી રહી જાય છે એ આવતે શુક્રવારે આપણે લઈશું સહજાનંદ સ્વામી મહારાજ વાલા ભક્તોજનો જય સ્વામિનારાયણ ભજન કથા વાર્તા સત્સંગ આપણા જીવનનું અંગ છે આપ સર્વે ગુરુકુલ પરિવારના યુટ્યુબ ફેસબુક વગેરે માધ્યમોથી નિત્ય અમારી સાથે જોડાયેલા રહો છો તો આ બધા ઉત્સવોને યુટ્યુબ ઉપર નિહાળો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને જે આપણી ગુરુકુલ પરિવારની યુટ્યુબ ચેનલ છે એને રેગ્યુલર અપડેટ માટે બેલ આઇકોન ઉપર ક્લિક કરો આમ કરવાથી તમે સતત સારી પ્રવૃત્તિઓ સાથે દેવદર્શન માટે ઉત્સવો માટે સતત જોડાયેલા રહેશો